हरिहन्ता પન્નતો ધમ્મો લોગુત્તમો કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણામ પવજ્જામિ ચત્તારી શરણમ પવજ્જામિ હરિહંતે શરણમ પવજ્જામિ હરિહંતે શરણમ

बाणमग्णकप्पम् अणाशियासे सकुवायिदप्पम् अयं जिणां शरणं बुवाणम् નવતત્વમાંથી જીવ અને અજીવ એ બે તત્વો ઉમેર્યા છે પાપ આશ્રવ અને બંધ એ ત્રણ તત્વ હે એટલે કે છોડવા યોગ્ય છે પુણ્ય સંવર નિર્જરા અને મોક્ષ એ ચાર તત્વો ઉપાદે ગઈકાલે આપણે પુણ્ય કર્મની વાત કરી એ પુણ્ય પણ બે પ્રકારનું છે એક પાપાનુબંધી પુણ્ય અને બીજું પુણ્યાનુબંધી પુણ્ય પાપાનુબંધી પુણ્ય એટલે જે પુણ્ય ભોગવતી વખતે આત્મા પાપ કર્મ ઉપાર્જન કરે એને પાપાનું બંધી પુણ્ય કહેવાય આપણને બધાને પાંચે પાંચ ઇન્દ્રિયો મળી એ પુણ્ય કર્મના કારણે પણ પાંચેય ઇન્દ્રિયોના સદુપયોગ કરતાં દુરુપયોગનું પ્રમાણ જો વધારે હોય તો એના દ્વારા બંધ પાપ કર્મનો વધારે થાય કાનથી જીનવાણીનું શ્રવણ જેટલું કરીએ છીએ એના કરતાં વધારે સંગીત સાંભળીએ છીએ બીજાની નિંદા વગેરે સાંભળીએ છીએ તો એ કાનનો દુરુપયોગ કર્યો કહેવાય આંખથી જે આંખ દ્વારા આગમોનું વાંચન એટલે કે શાસ્ત્ર સ્વાધ્યાય પરમાત્માના દર્શન અને જીવદયાનું પાલન એ કરવાનું છે એના બદલે આપણી આંખનો વધારે ઉપયોગ તે બીજી રીતે થઈ રહ્યો છે તો પણ તે પાપાનું બંદી કહેવાય એટલે પાપાનું બંદી પુણ્ય વધારે છે આજકાલના બધા મોટા ભાગના સત્તાધીશો એ પાપાનું બંદી પુણ્યના ઉદયવાળા છે એક કાળ એવો હતો પરમાત્મા ઋષભદેવ જે પણ રાજા હતા અને ત્યારથી માંડીને અજિતનાથ ભગવાન સુધી અસંખ્ય રાજાઓ છે ને દરેક રાજાઓએ ચારિત્ર ગ્રહણ કર્યું છે એક પણ રાજા એવો નહોતો કે એને ચારિત્ર ગ્રહણ ન કર્યું હોય માત્ર ચારિત્ર જ ગ્રહણ કર્યું છે તેમ નહીં પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અસંખ્યમાંથી આટલો ભાગ મોક્ષમાં ગયા છે ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષે માત્ર પોઈન્ટ વન પર્સન્ટ જે વધ્યા એ પોઈન્ટ વન પર્સન્ટ કરતાંય ઓછો ભાગ પણ એટલા જીવો તે અનુત્તર વિમાનમાં ગયા છે અનુત્તરથી નીચે નથી ગયા એટલે રાજા રાજાઓ બધા મોક્ષે જતા હતા કદાચ કોઈક કારણસર કોઈ મોક્ષે ન ગયું તો અનુત્તરમાં ગયા હતા જ્યારે આજના દિવસે રાજેશ્વરી તે નરકેશ્વરી જે પણ રાજાઓ જે બને છે ગમે તે એ પછી એ ગામનો માત્ર સરપંચ પણ કેમ ન હોય કે એ પણ એ પોલિટિક્સમાં એવું આવી જાય છે કે એના કારણે લોકોનું ભલું કરવાના બદલે અહિત તે વધારે કરે છે અને પરિણામે એ આત્મા દુર્ગતિમાં જાય છે એટલે આજે આ સ્થિતિ વધારે છે લોકોનું પુણ્ય તે પાપાનું બંધી પુણ્ય વધારે છે ધર્મ કરે છે તો પણ ક્યાંક ભૌતિક સુખની કામના રાખીને ધર્મ કરે છે શંખેશ્વર પૂનમ કરવા જવું કે દર શનિવારે મુનિશ્વરત સ્વામી ભગવાનના દર્શન કરવા આની પાછળ પણ જો ભૌતિક આશય ગોઠવાયેલો હોય તો એ પુણ્ય પણ પાપાનું બંધી પુણ્ય કહેવાય જ્યારે પુણ્યનું બંધી પુણ્ય એટલે નિર્મળ પુણ્ય જે પુણ્ય ભોગવતા નવું પુણ્ય કર્મ ઉપાર્જન થયા કરે જ્યાં સુધી આત્માને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ પુણ્ય આત્માને ઉત્તરોત્તર ઉપર ઉપરનું સ્થાન આપ્યા કરે દેવગુરુ અને ધર્મની શ્રેષ્ઠ પ્રકારની સામગ્રીઓ ધર્મની સામગ્રી પણ એને પ્રાપ્ત થયા કરે પણ એ તેને જ થાય કે જેનું પુણ્ય પુણ્યાનુબંધી છે એટલે આવા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવો વર્તમાન કાળની અંદર દુર્લભ છે જે નવ પ્રકારે પુણ્ય કર્મ બંધાય છે અને બેતાલીસ પ્રકારે ભોગવાય છે પુણ્ય બંધાય છે નવ પ્રકારે ભોગવાય છે બેતાલીસ પ્રકારે એ બેતાલીસ પ્રકારમાં ચાર અઘાતી કર્મો જોવાના છે વેદનીય આયુષ્ય નામ અને ગોત્ર વેદનીય કર્મમાં સાતા વેદનીય આયુષ્ય કર્મની અંદર નરક સિવાયના ત્રણ આયુષ્ય તિર્યંચનું આયુષ્ય પણ પુણ્યમાં છે કારણ કે તિર્યંચના જીવને પણ મરવું ગમતું નથી ગતિ આવી તે પાપ કર્મના ઉદયથી પણ એને જે જીવન મળ્યું એ જીવન મળવાનું કારણ એનું પુણ્ય કર્મ છે ગોત્ર કર્મમાં ઉચ્ચ ગોત્ર અને બાકીની સાડત્રીસ કર્મ પ્રકૃતિઓ તે નામ કર્મની આ રીતે બેતાલીસ પુણ્ય પ્રકૃતિ છે ગાતી કર્મમાં તો કોઈ પુણ્ય પ્રકૃતિ હોય જ નહીં ગાતી કર્મ એટલે બધી પાપ પ્રકૃતિ છે ચારે ચાર ગાતી કર્મ હા પણ ગઈકાલે આપણે વાત કરેલી કે આપણને એ પુણ્ય પણ જોઈએ છે પણ કયું તો ગાતી કર્મના ક્ષયોક્ષમથી ઊભું થાય બસ આપણને એવો ગુણ જોઈએ તો એ ગુણ પુણ્યના અનુબંધવાળો બની શકે જ્યાં ઘાતી કર્મનો ક્ષયોક્ષમ હોય તો એના દ્વારા આત્મા ધર્મની સાધના બહુ સરસ રીતે કરી શકે તો સૌથી પહેલું સાતાવેદનીય નામનું કર્મ આપણે વાત કરી હતી નવ પ્રકાર પણ આપણે બોલી ગયા હતા કયા કયા નવ પ્રકારે પુણ્ય બંધાય અન્ન જલ વસ્ત્ર આસન સ્થાન મન વચન કાયા અને નમસ્કાર બસ આ નવ પ્રકારે પુણ્ય કર્મ ઉપાર્જન થાય છે અને એમાં ત્રણ કેટેગરી છે સુપાત્ર પાત્ર અને અનુકંપા તીર્થંકર પરમાત્માથી માંડી અને પૂજ્ય સાધ્વીજી ભગવંત સુધીના બધા જ સુપાત્ર કહેવાય પણ તીર્થંકર પરમાત્મા એ રત્ન પાત્ર છે સાધુ સાધ્વી એ સુવર્ણ પાત્ર છે તીર્થંકર પરમાત્માની ભક્તિ રેવતી શ્રાવિકાએ કરી તીર્થંકર નામ કર્મ બાંધ્યું એટલે તીર્થંકર પરમાત્માની ભક્તિ એ એક રત્ન પાત્રની ભક્તિ કરી ગણાય અને પાત્રદાન પાત્રદાન એટલે સાધર્મિક એને પાત્ર કહેવાય સાધર્મિક કે પાત્ર સાધુ સાધ્વી એ સુપાત્ર કેટલીક વખત સુપાત્ર કરતાં પણ પાત્રની ભક્તિથી વધારે લાભ થાય જેમ કેવલી ભગવંતે કહ્યું ભાઈ ચોરાસી હજાર સાધુ સાધ્વીજીની ભક્તિ કરવી હોય તો એક વિજય શેઠ શેઠાણીની ભક્તિ કરો એટલે ચોરાસી હજાર સાધુ સાધ્વીજીની ભક્તિનો લાભ મળશે બસ આ પાત્રમાં આવી ઉત્તમતા તો એ પાત્રદાન અને ત્રીજા નંબરમાં અનુકંપા જે ભગવાનનું શાસન નથી પામ્યો એવો જે આત્મા છે એને હૃદય દ્રવી જવાના કારણે એનું દુઃખ ન જોઈ શકવાના કારણે આપણે એને જે કંઈ પણ આપીએ એ અનુકંપા કહેવાય બસ આ ત્રણ કેટેગરી છે પણ એ એ પુણ્ય દ્વારા આત્મા શું ઉપાર્જન કરે છે તો કે સાતા વિદનિયા નામનું કર્મ ઉપાર્જન કરે છે પહેલું સુખ તે જાતે ન રહ્યા પહેલું સુખ એ તંદુરસ્તીનું સુખ છે તંદુરસ્તીનું સુખ તેને જ પ્રાપ્ત થાય કે જે આત્માને સાતાવેદનીય કર્મનો ઉદય હોય એને જ તંદુરસ્તી હોય અને એ સાતાવેદનીય કર્મ બાંધવા માટે શું કરવું જોઈએ તો ગુરુ ભક્તિ ખંતિ કરુણા વય જોગ કષાય વિજય દાન જુઓ દૃઢ ધમ્માઈ અજ્જય સાયમ અસાયમ વિવજ્જયો એટલે સાતાવેદનીય કર્મ કયા કયા કારણોથી આત્મા ઉપાર્જન કરે ગુરુ ભક્તિ ગુરુ મહારાજની ભક્તિ કરવાથી ગુરુ મહારાજની વ્યાવચ કરવાથી આ વ્યાવટનો ગુણ એ અપ્રતિપાતી ગુણ છે એક વખત આવ્યા પછી એ ઓછો થતો નથી પાછો ચાલ્યો જતો નથી કદાચ અહીંથી અમુક લેવલ સુધીનો વ્યાવટનો ગુણ ઊભો કર્યો અને ઊભો કર્યા પછી એવી કોઈ ગતિમાં ચાલ્યા જઈએ કે જ્યાં આ ગુણનો વિકાસ ન થાય પણ અસંખ્ય કાળ પછી પણ જ્યારે મનુષ્યમાં આવીએ તેવા સમયે વ્યાવટનો ગુણ જ્યાંથી આપણે અટકેલા હતા ત્યાંથી આગળ વધવાનું છે નીચે જઈને ઉપર નથી આવવાનું જ્યાં અટકેલા છીએ ત્યાંથી આગળ જઈએ છીએ એટલે આ ગુણ એ અપ્રતિપાતી ગુણ છે આજકાલ એવો ઘણો મોટો વર્ગ છે કે પૈસા આપીને સુકૃત કરીને છૂટી જાય આવો વર્ગ મોટો છે આયમ બિલની ઓળી કરાવવી છે તો આ આટલા ડોલર આપી દો તમારા તરફથી થઈ જશે પણ એમ નહીં એ થાય છે તો બહુ સારું છે પણ એની સાથે સાથે આપણે શરીર દ્વારા પણ એમની વ્યાવત કરવાની છે આપણે જાતે આયંબિલની અંદર ભક્તિ કરવા માટે આવવાનું છે કારણ કે આપણા શરીરને જો કંઈ કષ્ટ જ નહીં પડે તો કર્મની નિર્જરા કઈ રીતે થશે દેહ દુઃખમ મહાફલમ જેટલું શરીરને કષ્ટ વધારે પડે સૌથી વધારેમાં વધારે રાગ શરીર ઉપર છે એટલે શરીર ઉપરના રાગને તોડવા માટે આવા સ્થાનોની અંદર જઈ અને જે પણ સાધર્મિકો આયંબિલ કરવા પધારે તો એની ભક્તિ કરવાની છે એ કેટલીક વખત ભક્તિ કરનારો પૈસા આપનાર કરતાં પણ વધારે લાભ લઈ જાય એટલે વ્યાવચનો ગુણ એ અપ્રતિપાતી ગુણ છે સાતાવેદનીય કર્મ બોલો બાહુબલીજીએ બાંધ્યું કેવું કેવી વ્યાવત કરી પાંચસો સાધુ ભગવંતોની ચક્રવર્તી કરતાં પણ વધારે બળવાન બન્યા સામાન્ય રીતે ચક્રવર્તીને કોઈ ના પહોંચી શકે છ છ ખંડનો માલિક ભરત ચક્રવર્તી પણ એના કરતાં વધારે બળવાન બાહુબલીજી દરેક યુદ્ધની અંદર ભરત મહારાજા હાર્યા અને બાહુબલીજી જીત્યા કારણ શું કારણ આ પૂર્વ ભગોની અંદર પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની ઉત્કૃષ્ટ પ્રકારની વેયાવત કરેલી એના કારણે નિરોગી શરીર તંદુરસ્ત શરીર એની પ્રાપ્તિ થઈ દુનિયામાં બધા સુખો મળે પણ જો એક તંદુરસ્તીનું સુખ ન હોય તો બીજા સુખની કોઈ વેલ્યુ નથી કોઈ કિંમત નથી એટલે જો તંદુરસ્તી જોઈતી હોય તો શું કરવાનું તો ગુરુ ભક્તિ ગુરુ મહારાજની ભક્તિ કરવાની વ્યાવચ કરવાની એના તરફ બહુમાન ભાવ લાવવાનો એની શક્ય તેટલી વધારેમાં વધારે સેવા કરવાની અને સેવા કરવાથી એમની નિકટ આવીએ તો આપણને મોક્ષનો માર્ગ પણ બતાવે કારણ કે વધારે નજદીકમાં જઈએ તો એ આત્મીયતાથી આપણી આરાધનામાં જે ત્રુટિ હોય એ ત્રુટિને પણ બતાવે કારણ કે આપણી યોગ્યતા એને સમજાઈ જાય અને યોગ્યતા સમજાઈ ગયા પછી ગુરુ મહારાજ આપણને કહે જ્યાં સુધી યોગ્યતાનો ખ્યાલ ન હોય ત્યાં સુધી એ પણ કોઈને કંઈ કહેવી ખંતી એટલે ક્ષમા જે આત્મા ક્ષમાને ધારણ કરે એ પણ સાતાવેદનીય નામનું કર્મ બાંધે ક્ષમા ક્ષમા એટલે સમતા ભાવપૂર્વક સહન કરવું એનું નામ ક્ષમા કોઈની પણ તરફ તિરસ્કાર કે એવો કોઈ પણ પ્રકારનો ભાવ નહીં તે ક્ષમાનો ભાવ છે તો આવી ક્ષમા એના પણ પાંચ પ્રકાર છે ઉપકાર ક્ષમા અપકાર ક્ષમા વિપાક ક્ષમા વચન ક્ષમા અને ધર્મ ક્ષમા શ્રેષ્ઠ ક્ષમા તે ધર્મ ક્ષમા છે મરણાંત ઉપસર્ગ થાય તો તેવા સમયે પણ સામેની વ્યક્તિને દોષ ના આપે અને એ મારો ઉપકારી છે એમ સમજી અને એને ક્ષમતાથી સહન કરે ખંદક મુનિ ગજસુકુમાર મુનિ આ બધાની ધર્મ ક્ષમા કહેવાય ભગવાન મહાવીર એની પણ ક્ષમા તે ધર્મ ક્ષમા કહેવાય તો આવા પ્રકારની ધર્મ ક્ષમા સુધી પહોંચવાનું છે તો આવી ક્ષમા એ પણ સાતાવેદનીય કર્મ બંધની અંદર કારણરૂપ છે પછી કરુણા કરુણા એટલે દુઃખી જીવોને જોઈને એનું દુઃખ દૂર કરવાનો ભાવ જાગે ભલે ન પણ થઈ શકે પણ અંદરથી એવી ઈચ્છા થાય મારું ચાલે તો આના દુઃખને દૂર કરી દઉં બસ આવા પ્રકારનો ભાવ પણ આવે તો પણ સાતાવેદનીય નામનું કર્મ આત્મા ઉપાર્જન કરે વય વયનો અર્થ વ્રત નિયમ જે આત્મા નિયમ સ્વીકારે પહેલું વ્રત સ્વીકારો એટલે જીવોને અભયદાન આપ્યું અભયદાન આપ્યું માટે સાતાવેદનીય નામનું કર્મ બંધાય કોઈ પણ પ્રકારનો વ્રત લો કોઈ પણ પ્રકારનો નિયમ લો દરેક નિયમ તે સાતાવેદનીય કર્મબંધનું કારણ છે એટલે વ્રતવાળું જીવન હોવું જોઈએ વ્રત વિનાનું જીવન આપણું ન હોવું જોઈએ જોગ કશાય વિજય યોગ ઉપર વિજય પ્રાપ્ત કરવો યોગ એટલે મન વચન અને કાયા એના ઉપરનો વિજય મન ઉપરનો વિજય એટલે મનમાં દુર્ધ્યાન ન થવા દેવું વચન ઉપરનો વિજય એટલે વચન દ્વારા સાવધ્ય ભાષા ના બોલીએ કાયા ઉપરનો વિજય એટલે જે પણ પ્રવૃત્તિ કરીએ એ બધામાં જૈના ધર્મનું પાલન કરીએ કસાય વિજય કસાય ઉપરનો વિજય એટલે ક્ષમા નમ્રતા સરળતા સંતોષ આવા પ્રકારના ગુણો પ્રાપ્ત થાય દ્રઢ ધર્મી પણ હોય ગમે તેમ થાય પણ આ નિયમ તો હું અવશ્ય પાડીશ પાડીશ ને પાડીશ આવું દ્રઢ ધર્મીપણું બોલો વંકચુલનું આવું દ્રઢ પણ હતું ડૉક્ટરે કહ્યું કે તું કાગડાના માંસની સાથે દવા લઈશ સારો થઈ જઈશ પણ નહીં મારે નિયમ છે હું કાગડાનું માંસ નહીં લઉં મૃત્યુ થવાનું હોય તો ભલે થાય થયું પણ ખરું પણ સદગતિમાં ગયો કારણ કે નિયમની દ્રઢતા હતી કા આપણો કપરદી યક્ષ નિયમની દ્રઢતા હતી શત્રુંજય મહાતીર્થનો અધિષ્ઠાયક દેવ થયો એટલે દ્રઢ ધર્મીપણું આ બધા જે કારણો છે એ બધું સાતાવેદનીય નામનું કર્મ ઉપાર્જન કરાવે છે અને એ કર્મનો ઉદય થાય ત્યારે આપણને બધાને નિરોગી શરીર મળે આજના દિવસે શરીરમાં રોગ નથી એનું કારણ પૂર્વ જીવનમાં આપણે આવા કોઈ ગુણો એ પ્રાપ્ત કરેલા અને તેવા સમયે સાતાવેદનીય નામનું કર્મ ઉપાર્જન કરેલું એ અત્યારે ભોગવી રહ્યા છે એટલે પુણ્યના ઉદયથી વેદનીયમાં સાતાવેદનીય ગોત્રમાં ઉચ્ચ ગોત્ર કર્મ ઊંચા કુળની અંદર જન્મ આપણે બધા આટલા ઉત્તમ કુળની અંદર જન્મ્યા કારણ શું કહ્યું તે વખતે આપણી શું સ્થિતિ હશે કે આપણે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધ્યું તો કે તે વખતે આપણે ગુણગ્રાહી હતા જ્યારે પણ બીજાના ગુણો જોતા હોઈએ બીજાના ગુણોની અનુમોદના કરતા હોઈએ તેવા તેવા સમયે આત્મા ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે ગુણ પેહી મય રહીયો અજયણ જાવણા રૂઈ નિચ્ચમ પકુણઈ જીણાઈ ભક્તો ઉચ્ચમ નિયમ યર એટલે ગુણગ્રાહી અહંકાર રહિતપણું આઠમાંથી એક પણ પ્રકારનો મત ન હોય ના રૂપનો ગર્વ ના ધનનો ગર્વ ના ઐશ્વર્યનો ગર્વ ના લાભનો ગર્વ કોઈ પણ પ્રકારનો ગર્વ નહીં બળ જાતિ કુળ આમાંથી કોઈ પણ પ્રકારનો ગર્વ ન હોય ત્યારે આત્મા ઉચ્ચ પુત્ર કર્મ ઉપાર્જન કરે ભગવાન મહાવીરના આત્માએ તે વખતે કુળનો ગર્વ કરી દીધો તો નીચ ગોત્ર કર્મ એવું બાંધ્યું કે જૈન ધર્મની પ્રાપ્તિ બહુ મોડી થઈ ત્રીજા ભાવની અંદર કુળ મત કર્યો અને જૈન દીક્ષા છેક સોળમાં ભાવમાં મળી ત્યાં સુધી એ દીક્ષાની પ્રાપ્તિ ભગવાનને ન થઈ કેમ ન થઈ કારણ કે કુળ મત કરેલો કુળનો ગર્વ કરેલો એ કુળનો ગર્વ કરવાના કારણે વારંવાર ત્રિદંડી ત્રિદંડીપણે થયા કર્યા મનુષ્યમાં આવ્યા પણ મનુષ્યમાં ત્રિદંડી થયા ભગવાનનું શાસન ન મળ્યું સોળમા ભવમાં મળ્યું તો એ હારી ગયા સોળમા ભવની અંદર ઉત્તમ ચારિત્રનું પાલન પણ કરતા હતા પણ એક નિયાણું કરી દીધું અને નિયાણું કરવાના કારણે ત્યાંથી તો દેવલોકમાં ગયા પણ આવીને વાસુદેવ થયા અને વાસુદેવ થઈને સાતમી નરક ત્યાંથી સિંહ વીસમા ભાવમાં એકવીસમા ભાવમાં પાછી ચોથી નરક એટલે વળી પાછું સાધુ પણ મળ્યું પણ આટલા ભવો ત્યાં સુધી નક્કામાં ગયા પછી એમને પરમાત્માનું શાસન પાછું મળ્યું એટલે કહેવાનો આશય એમ છે કે કોઈ પણ પ્રકારનો ગર્વ નહીં કરવાનું જો ગર્વ થયો તો આવી રીતે ભગવાનના શાસનથી કદાચ દૂર ફેંકાઈ જવાય એટલે અહંકાર રહિત પણ ભણવું અને ભણાવવું એ જેને ગમતું હોય અજયણે જાવણા રૂઈ ભણવું પણ ગમતું હોય જેને ભણવામાં કંટાળો આવે એ પણ નીચ ગોત્ર કર્મ બંધે બાંધે સ્વાધ્યાયમાં આવવાનો કંટાળો આવે અહીં કને આવીને ઊંઘ આવે તો પણ નીચ ગોત્ર કર્મ બંધાય આવું જો કાંઈ થાય તો નીચ ગોત્ર કર્મ બંધાય હું કેમ આવે ભલે ઊંઘ આવવાનું કારણ શું એની અંદર એટલી રુચિ ન હોય માટે ઊંઘ આવે જ્યાં રુચિ હોય ત્યાં ક્યારેય માણસને ઊંઘ આવતી નથી રાતના બે વાગે ઉઠાડીને પણ ડોલરની નોટના બંડલો ગણવા બેસાડે ક્યાંય ઊંઘ નથી આવતી માત્ર જે ધર્મ છે ત્યાં કને જેને પરિણામ નથી પામ્યો એને અહીં કને રુચિ ન હોવાના કારણે નિદ્રા આવે છે ઊંઘ આવે છે એટલે ભણવામાં કંટાળો નહીં માત્ર સાંભળવામાં કંટાળો એમ નહીં ભણવામાં પણ કંટાળો નહીં ભણવામાં એટલે ગાથા માટેનો ઉદ્યમ બધાએ કરવાનો પુરુષાર્થ બધાએ કરવાનો ન આવડે તોય પુરુષાર્થ કરવાનો જેટલો સમયનો પુરુષાર્થ એટલો સમય કર્મની નિર્જરા એટલે મોટો લાભ છે ભણાવવામાં પણ કંટાળો ના આવે બોલો ભણાવવા માટે થઈને ચંદ્રકાંતભાઈ કેટલી મહેનત કરે છે એમના ઘરે ગયો તો આખા ઓલા મોટા ચાર્ટ અને બધું બનાવીને રાખ્યું છે હાથથી લખીને એટલે એમનો સમય કેટલો બધો શુભમાં જાય તમને તો ભલે ગુરુવારે એક કલાક દોઢ કલાક જે આપતા હશે તે આપશે પણ એ દોઢ કલાકના માટે જે મહેનત કરે છે એમાં તમારા દોઢ કલાક કરતાં વધારે કર્મની નિર્જરા એમાં થાય છે આગળની તૈયારીની અંદર કારણ કે આમાં એકાગ્રતા જોઈએ બોલનારને એકાંતે લાભ છે સાંભળનારને થાય પણ ખરો ને ન પણ થાય બોલનારને કેમ લાભ છે કારણ કે બોલનારને ધ્યાન કેન્દ્રિત રાખવું પડે જો જરાક પણ બે ધ્યાન થઈ જાય તો અહીં કને ગરબડ થઈ જાય એટલે ઉપયોગ રાખવો પડે પણ એ નિર્જરા કોને થાય તો કે જે એકાંતે સામેના આત્માનું હિત થાય એવી બુદ્ધિ જેના હૃદયની અંદર હોય પોતાના સ્વાર્થ ભાવ જ મનમાં રમ્યા કરતો હોય એને આવો લાભ ન થાય એને લાભ થાય નિર્જરા થાય પણ ઓછી થાય પણ જે નિસ્વાર્થ ભાવે કરતા હોય જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય અને કદાચ કંઈ આજીવિકા માટે લેવું પણ પડતું હોય તો પણ અંદરથી જેને ડંખતું હોય આવું હોય તો એને પણ કર્મની નિદ્રા વધારે થાય પાટણની અંદર એક પૂજારીજી હતા મણિભાઈ એમનું નામ ચાલીસ વર્ષ સુધી ભગવાનની પૂજા કરી પૂજા કરીને દેરાસરમાંથી બહાર નીકળે ત્યારે રોજ રડે કે હે ભગવાન હું તો શ્રાવક કુળમાં જન્મ્યો છું અને શ્રાવક કુળની અંદર મારે તો આમ પણ તારી પ્રકારની પૂજા રોજ કરવાની હોય પણ પૂજા કરીને મારે તારી પૈસા લેવા પડે છે પગાર લેવો પડે છે રોજ રડે પછી એક વખતે એવું બન્યું આ લગભગ આટલા ચાલીસ વર્ષ પૂજા કરી પછી એનો દીકરો સુરત ગયો કમાવા માટે ડાયમંડની અંદર એમ નામ લેરચંદભાઈ તો એક સારા પૈસા કમાયા કે હવે કંઈક સુકૃત કરવું છે તો પિતાજીએ કહ્યું કે ભાઈ સુકૃત પછી પેલા ચાલીસ વર્ષ સુધી જે પગાર લીધો છે એનો હિસાબ માંડીને વ્યાજ સાથે પેલા ચૂકવી દો પછી આપણે બીજું સુકૃત પછી કરશું અને ખરેખર એમને એમ જ કર્યું એટલે આ એક મોટો લાભ છે કોઈ પણ ને આવી રીતે કદાચ લેવું પણ પડતું હોય તો એ ખરો શ્રાવક હોય તો એના મનની અંદર ડંકતું હોય ક્યારે મોકો મળે અને ક્યારે હું શાસનની બીજી રીતે સેવા કરીને પણ એ વળતર ચૂકવી દઉં આવા પ્રકારનો જો ભાવ રહે તો કર્મની નિર્જરા વધારે થાય એટલે ભણવામાં કંટાળો આવે તોય કર્મ બંધ ભણાવવામાં કંટાળો આવે તોય નીચ ગોત્ર કર્મ બંધાય કર્મ તો ખરો પણ કયું કર્મ તો નીચ ગોત્ર કર્મ ડાયરેક્ટ એના દ્વારા નીચ ગોત્ર કર્મ બંધાય એટલે ભણવું કે ભણાવવું એ પણ જેને ખૂબ ગમતું હોય કોઈ જેમ પૂછે તેમ તેને વધારે આનંદ આવે એમ નહીં ભાઈ હવે હું કંટાળી ગયો થાકી ગયો એવો વિચાર સુદ્ધા પણ ના આવે અને સામેની વ્યક્તિ એનું સમાધાન કરવા માટે હંમેશા તૈયાર હોય તો આવી રુચિ અને જિનેશ્વરનો ભક્ત કારણ કે ભગવાનની ભક્તિ એક એવી છે કે બધા જ અંતરાયોને તોડે છે કોઈ પણ અંતરાય તમારો ગમે તેવો અંતરાય નડતો હોય તમે ભગવાનની ભક્તિ વધારો એટલે તમારો અંતરાય તૂટ્યા વિના કદાપી ન રહે ભક્તિમાં જેટલો શ્રદ્ધાપૂર્વક ભક્તિ થાય એટલો અંતરાય તૂટે એમાં ઝીણા ઈ આદિ શબ્દ મૂક્યો છે આદિ શબ્દથી ગુરુ પણ લેવાના ધર્મ પણ લેવાનો એટલે દેવ ગુરુ અને ધર્મ એની જે ઉત્તમ રીતે ભક્તિ કરતો હોય તે આત્મા ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે એટલે આપણે પણ પુણ્ય જે આપણે નવ પ્રકારે પુણ્ય ઉપાર્જન કરવાનું કહ્યું એમાં આવા પ્રકારો ભળવાથી ઉચ્ચ ગોત્ર નામનું કર્મ બંધાય અને જ્યારે ઉદયમાં આવે ત્યારે ઊંચા કુળમાં જન્મ મળે કેટલો ફાયદો ઊંચાપુરમાં જન્મવાથી ભલે માણસનો સ્વપ્નમાં વિચાર ના આવે કારણ કે આપણે એવા કુળમાં જન્મ્યા છીએ દારૂનું નામ સાંભળતા ધ્રુજીએ તો આ કેમ આવા સંસ્કારો કેમ મળ્યા જેમ મહાત્મા માત્ર ભગવાને બતાવેલો વેશ પરિધાન કર્યો છે એ વેશ પરિધાન કરવા માત્રથી ગમે તેટલી બજાર વચ્ચેથી નીકળતા હોય ને ભાજી પણ કદાચ ખાવાની ઈચ્છા થઈ જાય તોય ઊભા ન રહી શકે કે ગમે તે કારણ કે કોણે બચાવ્યા વેશે બચાવી દીધા મનથી ભલે ગમે તે ભાવ હોય પણ એ વેશના કારણે પણ બચી જાય એમ આપણે કુળના કારણે ઉત્તમ કુળમાં જન્મ્યા છીએ તો ઉત્તમ કુળના કારણે ઘણા બધા દોષોથી આપણે બચી જઈએ છીએ તો આ બચી જવાનું કારણ શું આ ઉચ્ચ ગોત્ર એટલા માટે એ પણ જરૂરી છે ઊંચા કારણ કે હલકા કુળમાં ચાલ્યા ગયા તો ત્યાંથી ચાન્સીસ ઓછા છે કે કોઈ આપણને એમ તો હરિકેશી મુનિ પણ ચંડાળપુરમાં ઉત્પન્ન થયા પણ ત્યાં એમને કોઈ પ્રતિબોધ કરનાર મળી ગયું ચારિત્ર ગ્રહણ કરી લીધું પણ આવું ઓછું પડે મોટા ભાગે આ કુળની અંદર પણ બધાને ધર્મ કરવાનું મન નથી થતું એ સ્થિતિ છે તેવા સમયે આમાં તો સતત એ ઉપદેશ જોઈએ તો ધર્મ કરવાનું મન થાય માત્ર અઠવાડિયું દસ દિવસ સ્વાધ્યાય ચાલે એટલા માત્રથી એ કાયમ માટે ના ટકે ઇન્જેક્શનો વારંવાર આપવા પડે તો એ વધારે એ રીતે એટલે એક પછી બીજા પછી ત્રીજા આ રીતે સ્કોલરો આવતા રહે અને ઇન્જેક્શનો આપ્યા કરે તો પરિણામ ટકે અને એ જો વચ્ચે આંતરું પડી જાય તો પછી એ આપણી પરિણામની ધારા તે બદલાઈ જાય એટલે ઉચ્ચ ગોત્ર પછી આયુષ્ય એમાં દેવાયુષ્ય મનુષ્ય આયુષ્ય અને તિર્યંત આયુષ્ય એ ત્રણ પુણ્યથી પ્રાપ્ત થાય છે દેવાયુષ્ય બાંધવા માટે જો આત્મામાં સમ્યક દર્શન હોય તો નક્કી વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય એના સિવાય બીજું કોઈ જ આયુષ્ય ન બંધાય વૈમાનિક દેવ સિવાય મહાપુરુષો પણ કદાચ લોકો એવી ઈચ્છા કરે મારે મહાવિદ્યા ક્ષેત્રમાં જવું છે આ મહાવિદ્યા ક્ષેત્રમાં પણ તો જ જઈ શકાય કે જો અહીં મિથ્યાત્વ દશા હોય ને આયુષ્ય બંધાય તો મહાવિદ્યા ક્ષેત્રમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાય જો સમ્યક દર્શન હોય તો નક્કી વૈમાનિક દેવ મળે પણ કર્મ સત્તા જ્યારે કોઈક આત્મા એનો કાળ પાકી ગયો હોય અને જલ્દી મોક્ષે પહોંચાડવાનો હોય તો એ થોડા સમય માટે પણ મંદ મિથ્યાત્માની ભૂમિકામાં મૂકી દે ભલે સમ્યક દર્શન હોય પણ થોડા સમય માટે મંદ મિથ્યાત્માની ભૂમિકામાં મૂકે અને એમાં આયુષ્ય માર્ગ ક્ષેત્રનું બંધાવી દે અનુપમા દેવી દેવચંદ્રજી એ બધા જે મહાવિદ્યમાં કેવલી તરીકે વિતરી રહ્યા છે તો આવા ઉત્તમ કાર્યો અનુપમા દેવીએ કેટલું ઉત્તમ કાર્ય અહીં કર્યું એમ આ દેવચંદ્રજીએ પણ સ્તવનોની વિષીની આ બધી જે રચનાઓ કરી કેટલી ઉત્તમ કક્ષાની છે પણ એ મહાપુરુષ પણ મહાવિદ્યમાં ગયા કેમ ગયા કે જ્યારે આયુષ્યનો બંધ પડ્યો ત્યારે સમ્યક દર્શન દર્શનનો મંદ મિથ્યાત્વ દશા હતી અને એના કારણે તેઓ ત્યાં પહોંચ્યા પણ આવા જીવો ત્યાં પહોંચતાની સાથે અંતર્મૂર્તની અંદર ફરીથી પાછું સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે અને એની અંદર નિર્મળ પરિણામો એના ત્યાં કને થતા જાય એવા પ્રકારની એ જીવોની પાત્રતા હોય જીવોની યોગ્યતા હોય એટલે અકામ નિર્જરા કરનારો આ તો નક્કી વૈમાનિક દેવમાં જાય જે આત્મામાં સમ્યક દર્શન અને એમાં પણ આદિ શબ્દ મૂક્યો તો આદિ શબ્દનો અર્થ દેશવીરતીપણું સર્વવીરતીપણું એટલે આપણી પણ જે આ ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓને ગૌણ ગણવાની નથી કદાચ કોઈ ભાવ વગર પણ ક્રિયાઓ કરે છે બિલકુલ ભાવ નથી અને તેમ છતાંય માત્ર દ્રવ્ય ક્રિયાઓ થઈ રહી છે એ દ્રવ્ય ક્રિયાઓ પણ એને દેવલોકમાં તો પહોંચાડે છે દ્રવ્ય ક્રિયાઓના પ્રભાવે પણ જીવ દેવલોક સુધી પહોંચે છે વૈમાનિક દેવલોક સુધી પહોંચે છે એટલે ભાવ ન હોય તો એ ભાવ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરવાનો એ એટલા માટે પ્રયત્ન કરવાનો કે દેવલોકમાંથી પાછું આપણું પતન ન થાય માટે ભાવ અહીં કને ક્રિએટ કરવાનો પ્રયત્ન કરવાનો ઘણા લોકો એમ કહે કે ભાઈ ભાવ આવશે ત્યારે ક્રિયા કરશું હમણાં ભાવ નથી એને એમ કહેવું છે કે ભાઈ તારી દુકાન હોય તો જઈને ઓટલા ઉપર બેસજે જ્યારે ગ્રાહક આવે ત્યારે દુકાન ખોલજે એના વગર દુકાન ખોલતો જ નહીં મોલની અંદર દુકાન હોય અને ઊભો રહે એની દુકાન બંધ રાખે અને ગરાક કોઈ પૂછે નહીં ત્યાં સુધી ખોરવાની નહીં તો શું થાય એ તો દુકાન ખુલ્લી હોય તો ચાર દિવસ ગરાક ના આવ્યો હોય તો એ પાંચમા દિવસે આવે પણ દુકાન બંધ રાખે તો ગરાક કોઈ દિવસે આવે જ નહીં એમ દ્રવ્ય ક્રિયા ન કરીએ તો ભાવ કદાપી આવે જ નહીં એટલે ભલે દ્રવ્ય ક્રિયા પણ દ્રવ્ય ક્રિયા પણ ચાલુ રાખવાની છે મિનિંગ ખબર ન હોય તો પણ ચાલુ રાખવાની છે કારણ કે આ ગણધર ભગવંતોના સૂત્રો એ મંત્રાક્ષરો છે અસર આત્મા ઉપર એ મંત્રાક્ષરોની થવાની છે તમે ઇંગ્લિશની અંદર જે પ્રતિક્રમણ કરશો એમાં કોઈ મંત્રાક્ષરો નથી કોઈ તમને બચાવવાનું નથી જે ન સમજાય તો પણ આ ગણધર ભગવંતોના સૂત્રો છે અને એ સૂત્રો આપણા આત્મા ઉપર વહેલી મોડી પણ અસર કરે કરે ને કરે શ્રદ્ધા આવી જાય તો એ પણ અસર કરે એટલા માટે આપણે અહીં કને આરાધના એ ચાલુ રાખવાની છે દ્રવ્યથી પણ આરાધના ચાલુ રાખવાની પણ ભાવ એવો રાખવાનો કે મને ક્યારે ભાવ ઉત્પન્ન થાય અને ભાવ લાવવા માટે પુરુષાર્થ કરવો પડે છે કારણ કે આપણો અનાદિનો સ્વભાવ એવો છે કે કે મન બીજા પ્રવાહમાં ખેંચાઈ જાય છે ભૌગોલિક પદાર્થો એની તરફ મન આપણું ચાલ્યું જાય છે ત્યાંથી વારંવાર ખેંચીને અહીં કને કેન્દ્રિત કરવાનું છે એટલે અવિરય માઈ એ શબ્દથી અવિરતિ સમ્યક દ્રષ્ટિ દેશવીર્તિધર સર્વવીર્તિધર આ બધા નક્કી વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે અવિરય માઈ સુરામ બાલ તવો કામ નિજરો જય બાલ તપસ્વી બાલ તપસ્વી એટલે અજ્ઞાનપણે જે તપ કરનાર જે છે એને બાલ તપસ્વી કહેવાય જેમ આપણે બાળક કહીએ યુવાન કહીએ વૃદ્ધ કહીએ એમ અહીં કને બાળક કોણ તો કે જે ધર્મની બાબતમાં અજાણ છે એ એંસી વર્ષનો હોય તો એ બાળક કહેવાય અને ધર્મની બાબતમાં સારો જ્ઞાતા છે એ આઠ વર્ષનો હોય તો એ પંડિત કહેવાય એમ મરણમાં પણ બાલ મરણ પણ કહેવાય ને પંડિત મરણ પણ કહેવાય જે સમાધિપૂર્વક મૃત્યુ પામે એનું પંડિત મરણ કહેવાય અને અસમાધિથી મૃત્યુ પામે એનું બાલ મરણ કહેવાય ભલે સો વર્ષની ઉંમરે મરે તો પણ એનું બાલ મરણ કહેવાય એટલે બાલ શબ્દ એટલે અજ્ઞાનપણે તપ કરનાર સમજ વગર તપ કરનાર લાંઘણ કરનાર આવા જે જીવો છે એ બધા બાળ તપસ્વી કહેવાય કમટનો તપ એ બાળ તપ કહેવાય પંચાંગની તપ આપણે કહીએ છીએ પાંચ પાંચ પ્રકારની આગ ઉપરથી સૂર્યની નીચેથી અગ્નિની પેટની ભૂખની આગ ચારે બાજુ તડકો એટલે આવી આગ એની વચ્ચે રહીને સાધના કરતો હતો પણ એ સાધના કરવા છતાંય ભગવાનની આજ્ઞા શું છે ખબર નહોતી અને એમને એમ કરતો હતો તો અકામ નિર્જરા કરી સકામ નિર્જરા ન થઈ આવી રીતે અકામ નિર્જરા કરનાર મોટા ભાગે ભવનપતિ વ્યંતર આદિ દેવની અંદર તે આત્મા ઉત્પન્ન થાય એટલે બાલતવો કામ નિર્જરો એટલે અકામ નિર્જરા કરનારો જે પણ આત્મા છે તે દેવનું આયુષ્ય બાંધે મનુષ્યનું આયુષ્ય પણ બાંધે પજય ઈ તણુ કસાવો દાણ રૂઈ મજ્જીમાં ગુણવા પ્રકૃતિથી જ અલ્પ કસાય વાળો સ્વભાવથી પ્રકૃતિ એટલે સ્વભાવથી સ્વભાવથી જ ઓછા કસાયવાળો સ્વભાવથી ગરમ થાય જ નહીં ગમે તેટલો કોઈ એને ગુસ્સો કરાવવાનો પ્રયત્ન કરે પણ એનો સ્વભાવ જ એવો હોય કે એ જલ્દી ગુસ્સે જ ન થાય એ ક્ષમતા ભાવની અંદર ક્ષમા ભાવની અંદર જ રહેતો હોય એમ નમ્ર હોય સરળ હોય સંતોષી હોય એ પ્રકૃતિથી અલ્પ કસાયવાળો કહેવાય ભાઈ દાન રૂઈ દાન આપવાની રુચિવાળો હોય ભલે આપી ન શકે ભલે એની પાસે કોઈ વ્યવસ્થા ન હોય એ પોતે પણ તકલીફમાં હોય આવો પણ જેને આપવાની ભાવના જાગે છે બીજા કોઈ આપતા હોય એને જોઈને અનુમોદના કરે છે મારી પણ જો આવી શક્તિ હોય તો હું પણ ક્યારે આપું આવા પ્રકારનો જેને ભાવ હોય એ પણ મનુષ્યનું આયુષ્ય માંગે એટલે દાણ રૂઈ અને મધ્યમ ગુણો એટલે મધ્યમ ગુણો ધરાવનાર તો મધ્યમ ગુણો એટલે દયા દાન પરોપકાર ઔદાર્ય સહિષ્ણુતા આવા બધા જે ગુણો છે એ બધા ગુણો પણ મનુષ્યનું આયુષ્ય બંધાવે છે એટલે આપણે જ્યારે આયુષ્ય બાંધ્યું તેવા સમયે તો આવા ગુણોવાળા હતા પણ હવે આપણે તપાસવાનું છે કે આ ગુણ કારણ કે એ તો તે ઘડી એ હતી કે એ ઘડીમાં આપણે આવા હતા આયુષ્ય જે સમયે બંધાય તેવા સમયે જો સારા હોઈએ તો મોટું ઇનામ મળી જાય અને આયુષ્ય બંધાય તેવા સમયે ગફલતમાં રહીએ તો કર્મ સત્તા સજા કરીને આત્માને ઠેક નરકની અંદર પણ ધકેલી દે એવા એ દ્રષ્ટાંતો છે કે જીવનભર સુધી જેને મોટી ભૂલો કરી છે ભગવાનની પણ આસાધના કરી છે એ પણ સદગતિમાં ગયા છે બોલો ગોસાળો જીવનભર સુધી ભગવાનને હેરાન જ કર્યા છે દરેક વખતે ભગવાન પાસેથી તેજો લેશે આ શીખીને એનો ઉપયોગ ભગવાન ઉપર જ કર્યો છે અને આવો હોવા છતાંય બારમા દેવલોકમાં ગયો કારણ કે આયુષ્ય બંધ જે સમયે થયો તેવા સમયે એ જીતી ગયો સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરી લીધી હતી પશ્ચાતાપ થયો હતો કે કે અમે મોટી ભૂલ કરી અને પશ્ચાતાપમાં સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરી લીધી અને એ ગુણના પ્રભાવે સીધો બારમા દેવલોકમાં પહોંચી ગયો એટલે આવા આવા પણ જીવો હોય અને મેં તમને વચ્ચે વાત કરેલી કે ગૌતમ સ્વામીજી જેને આરાધના કરાવવા ગયા હતા ઉત્તમ આરાધના કરવા છતાંય ગૌતમ સ્વામી નીકળી ગયા પછી પરિણામ બગડ્યા તો બેઇન્દ્રિય જીવ તરીકે ઉત્પન્ન થવું પડે એટલે આ આયુષ્ય બંધ એ પ્રકારની લોટરી છે જ્યારે પણ એ લોટરી લાગવાની હશે જે એ બંધ વખતના જેવા પરિણામ હશે એ રીતે આપણા આત્માને જવાનું છે માટે હંમેશા જાગૃત રહેવાનું છે ભલે એમ કહેવાય કે આયુષ્યનો બંધ ત્રીજા ભાગે થાય આપણે આયુષ્યનો બંધ મોટા ભાગે અત્યારે આપણું છેલ્લી ઘડીએ થતો હોય છે એટલે આપણે તો સતત સાવધાન રહેવાનું છે સતત સાવધાન ન રહીએ તો ગમે ત્યારે આયુષ્ય બંધાઈ જશે અને તે સમયના જે પરિણામ હશે ત્યાં ઉત્પન્ન થવું પડશે હંમેશા નિયમ એવો છે તમે જ્યારે બહારગામ જવાનું હોય તમારી બેગ તૈયાર કરો તો બેગમાં જે છેલ્લું કપડું મૂકો એ ખોલો ત્યારે પહેલું નીકળે છે તમે આખી બેગ ગોઠવીને ઉપર ટુવાલ મૂક્યો ખોલો ત્યારે પેલું નીકળે બસ આ ભવનો છેલ્લો પરિણામ એ આવતા ભવનો પહેલો પરિણામ આ ભવનું જે છેલ્લું કપડું મૂક્યું મનના વિચારનું બસ એ જ પ્રમાણે તમારે બીજી ગતિમાં જવાનું છે એ ત્યાં ઉત્પન્ન થતાની સાથે એ ભાવ આત્મામાં ઉત્પન્ન થઈ જવાનો છે એટલા માટે સતત સાવધાન રહેવાનું છે જાગૃત રહેવાનું છે જરા પણ પ્રમાદને પરવશ ન થઈ જવાય અને સંસારની અંદર રહેવું પણ પડતું હોય તો નિર્લેપપણે રહીએ તો પણ આયુષ્ય બંધ જ્યારે થાય તેવા સમયે બચી શકીએ બાકી સ્કૂલ કોલેજમાં તો આગળથી કહી દે છે આ દિવસે આ પેપર લખવાનું છે એટલે તૈયારી કરીને જવાય છે અહીં કને તો કર્મ સત્તાએ આપણને કહ્યું છે હું ગમે ત્યારે તમારી એક્ઝામ લેવાય છે તમારી તૈયારી જોઈએ તમને તો આગળથી કે કે ભાઈ હવે ચાર અત્યારનું પુનરાવર્તન થઈ ગયું પાંચમો જ્યારે પૂરો થશે ત્યારે આગળથી વગાડી વગાડીને કે છે કે હવે પાછી પરીક્ષા લેવાની છે અહીં કને તો કહી દીધું ભાઈ જીવનમાં એક વખત ગમે ત્યારે આવી જ્યારે પણ આપણે જે પણ પરિસ્થિતિમાં હોઈએ ને આવી ગયું બસ એ પ્રમાણે ભોગવવું પડશે જો સારા ભાવમાં હસુને આયુષ્ય બંધાઈ ગયું તો સદગતિ મળશે ખરાબ ભાવમાં આયુષ્ય બંધાઈ ગયું તો દુર્ગતિમાં ચાલ્યા જવું પડશે એટલે સતત સારા ભાવોમાં રહેવાનો પ્રયત્ન કરવાનો ગઈકાલે આપણે વાત કરી હતી કે જીવ તત્વ અને અજીવ તત્વ એટલા માટે જાણવાના છે કે મૈત્રી આદિ અને અનિત્યાદિ ભાવોનો વિકાસ કરવાનો છે બસ આ ભાવોથી જેનું મન ભાવિત થઈ જાય એની કદાપી દુર્ગતિ ના થાય કારણ કે મનની અંદર સતત આ સોળ ભાવો જ છે એ શુભ ભાવો છે એ સુખ ભાવમાં જે આત્મા રમણતા કરતો હોય એને ક્યારે એની દુર્ગતિની ટિકિટ ના ફાટે અહીં કરતા તમે ટિકિટથી ડરો છો ગાડી ચલાવતા ટિકિટથી ડરો છો તો અહીં આ ટિકિટથી ડરવાનું છે ઓલામાં તો બસો પાંચસો ડોલર જવાના છે બીજું કાંઈ નથી થવાનું આ ટિકિટ જો ખોટી કપાઈ ગઈ તો આત્મા દુર્ગતિમાં ચાલો જશે એ મોટું નુકસાન આત્માને થશે તિર્યંચ આયુષ્ય એના માટે એમ કહ્યું ગુડ હિયવો તિરિયાવું ગૂઢહિયવો સઢો સસલ્લો આવો જે જીવ હોય તે તિર્યંચનું આયુષ્ય છે ગૂઢ હૃદયવાળો ગૂઢ હૃદયવાળો એટલે આમ ગંભીરતા ગુણ એ સારો છે પણ બીજી રીતે ગુણતા હોય એ ખોટી છે ગૂઢ હૃદય સઢો એટલે સઠ લુચ્ચો શિયાર જેવું લુચ્ચું છે એવી રીતે જે માણસ લુચ્ચો હોય તે લુચ્ચાઈ જે સમયે કરતો હોય તેવા સમયે આયુષ્યનો બંધ પડે તો તિર્યંકમાં જવું પડે અને સસલ્લો ત્રણ પ્રકારના શલ્યવાળો ખાસ કરીને માયા શલ્યવાળો માયા શલ્યવાળો જીવ તે તિર્યંકમાં જાય અને વધારેમાં તે આર્ત ધ્યાન એ કરવાવાળો બોલો આવતીકાલની ચિંતા કરતા આયુષ્ય બંધાઈ જાય તો તિર્યંકમાં જવું પડે આવતા વર્ષની ચિંતા કરતા આયુષ્ય બંધાય તો એ તિર્યંકમાં જવું પડે દીકરાના લગ્ન હોય ને એની તૈયારી કરવામાં આયુષ્ય બંધાય તો પણ તિર્યંકમાં જવું પડે કોઈ ચિંતા બસ ચિંતા શરીરમાં રોગ થયો અને રોગને દૂર કરવાની ચિંતા ચાલતી હોય અને આયુષ્ય બંધાઈ જાય તોય તિર્યંકમાં જવું પડે એટલે આ બધા આર્ત ધ્યાનના પ્રકારો છે ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ ચિંતા અને અગ્રસોર ગમતી વ્યક્તિ ચાલી ગઈ અને તેવા સમયે મનમાં શોક ઉત્પન્ન થાય ને આયુષ્ય બંધાઈ જાય તો એ તિર્યંકમાં જવું પડે ગમતી વસ્તુ ચાલી જાય મોલમાં ખરીદી કરવા ગયા એક જ વસ્તુ છે એને ગમી ગઈ આપણા પહેલા આપણને બહુ ગમતી હતી આપણને કે આપણે ફરીને લઉં છું પણ પેલા એ લઈ લીધી તો પણ ઇષ્ટવિયો એની ચિંતા થાય એ પણ આર્ત ધ્યાન કહેવાય એનાથી પણ આવું આયુષ્ય બંધાય અનિષ્ટ સંયોગ ન ગમતું કોઈ આપણને આપી દે ના પડાય નહીં અમુક વખતે એવું થાય કે તમે જાઓ નાય ન પડાય અને જે આપ્યું એ લઈ લેવું પડે અને તેવા સમયે મન બગડે તો પણ આત્મધ્યાન કહેવાય તો પણ તિર્યકનું આયુષ્ય બંધાય આવા પરિણામો જ્યારે હોય ત્યારે તિર્યકનું આયુષ્ય બંધાય ચિંતા અને અગ્ર સોચનો અર્થ પાછો નિયાણું થાય જેમ સસલ્લો શબ્દમાં આવી ગયું નિયાણું એમ અહીંકને પણ ધર્મના બદલામાં કોઈ પણ પ્રકારની સાંસારિક ઈચ્છા એ પરંપરાએ પણ જીવને તિર્યંત ગતિમાં લઈ જાય છે એટલે આ રીતે તિર્યંતનું આયુષ્ય એ પણ પુણ્ય પ્રકૃતિ એટલે આપણે પાંચ પ્રકૃતિ જોઈ બેતાલીસમાંથી એક સાતાવેદનીય એક ઉચ્ચગોત્ર અને ત્રણ આયુષ્ય બાકીની સાડત્રીસ પ્રકૃતિઓ પુણ્યના કારણે નામ કર્મની તો નામ કર્મમાં ગતિમાં દેવ અને મનુષ્યપણું એ પુણ્યના ઉદયથી મળે જાતિમાં પંચેન્દ્રિયપણું આપણને પાંચે પાંચ ઇન્દ્રિયોની પ્રાપ્તિ થઈ પુણ્ય કર્મના ઉદયથી પાંચે પાંચ પ્રકારના શરીર એ પણ જીવને પુણ્યથી મળે આપણું શરીર એ ઔદારિક ઉદાર ઉપરથી ઔદારિક શબ્દ બન્યો છે ઉદાર આ શરીર જેવી બીજા કોઈ શરીરમાં ઉદારતા નથી કારણ કે મોક્ષ આ શરીરથી મળે છે અનંત લબ્ધિઓ પણ આ શરીર દ્વારા પ્રાપ્ત થાય છે તપ કરવા દ્વારા પચાસ પચાસ લબ્ધિઓ ઉત્પન્ન થાય માટે તપના પચાસ ગુણ આપણે બોલીએ છીએ એ તપ પણ આ શરીરથી થાય છે એટલા માટે આ શરીર ઉદાર છે સ્થૂળ છે ઊંચું છે ઉત્તમ છે એનો કાંતિ બાંધો પણ અતિશય અદ્ભુત છે એવું એવા પ્રકારનું આ શરીર એ પુણ્યથી મળે દેવોને જે વૈક્રિય શરીરની પ્રાપ્તિ થઈ નાનામાંથી મોટું મોટામાંથી નાનું ખેચરમાંથી ભૂચર ભૂચરમાંથી ખેચર દૃશ્યમાંથી અદૃશ્ય અદૃશ્યમાંથી દૃશ્ય એકમાંથી અનેક અનેકમાંથી એક આ બધું જે છે એ પણ પુણ્ય કર્મના કારણે પ્રાપ્ત થાય આહારક શરીર આખા સંસાર ચક્રમાં માત્ર ચાર જ વખત બનાવી શકાય અને જે ચૌદ પૂર્વધર મહાપુરુષ હોય અને એ પણ વિશિષ્ટ લબ્ધિવાળા હોય એ જ બનાવી શકે એવું આહારક શરીર મુઠ્ઠી વાળેલા હાથ જેટલું જ હોય આનાથી મોટું ના હોય અને ભગવાનને વૃદ્ધિનું દર્શન કરવા કે પોતાના સંશયનું નિવારણ કરવા માટે બનાવી શકાય એવું આહારક શરીર એ પણ પુણ્યથી મળે આપણા શરીરમાં બીજું એક શરીર છે તૈજસ શરીર જે શરીરમાં ગરમી રાખે છે માણસ મૃત્યુ પામે ત્યારે શરીર ઠંડુ પડી જાય છે કારણ કે તૈજસ શરીર રવાના થઈ જાય છે બીજા ભાવમાં એની સાથે ચાલી જાય છે એટલે એ શરીર ઠંડુ પડી જાય છે ખાધેલા આહારને પાચન કરવાનું કામ અને શરીરમાં ગરમી રાખવાનું કામ તૈજસ શરીર કરે છે અને કાર્બણ શરીર આપણા સમય સમયના હિસાબ કિતાબ એ રાખે છે સમય સમયના હિસાબ કિતાબ આપણા તો હિસાબ કિતાબ એ આખો સાંજ પડે ત્યારે હિસાબ કિતાબ લખાય અહીં કને તો સમય સમયના હિસાબ કિતાબ રાખનારું એ કારમા શરીર આ બધું જીવને પુણ્યથી મળે છે એના અંગો પાંગો ત્રણેય શરીરના છેલ્લા બેને તો અંગો પાંગ છે નહીં કારણ કે તે બહુ સૂક્ષ્મ છે તેજસ અને કારમા અનાદિકાળથી આપણને બધાને છે બધાને જ્યાં સુધી મોક્ષે નહીં જઈએ ત્યાં સુધી આ બે શરીર બધાની સાથે જ રહેવાના છે એ ક્યારેય છૂટા નથી પડવાના એવા એ બે શરીરને અંગો પાંગ નથી બાકીના ત્રણ શરીરને અંગો પાંગ હોય એમાં પણ મુખ્ય તો ત્રણ શબ્દ છે અંગ ઉપાંગ અને અંગોપાંગ એ ત્રણને ભેગા કરો એટલે અંગો પાંગો પાંગ શબ્દ બને અને એક અંગોપાંગનો લોપ કરી દેવાનો છે એટલે અંગોપાંગ આપણા શરીરમાં આઠ અંગ છે આ સાથળ હાથ આ બધા અંગો છે આંગળીને ઉપાંગો કહેવાય હાથ પગની રેખાઓ એને અંગોપાંગ કહેવાય તો આ બધું જે મળે છે એ પણ પુણ્યના કારણે મળે છે પહેલું સંગયણ વજ્ર ઋષભ નારાજ આ પણ પુણ્યથી મળે નારાજ એટલે મરકટ પણ આવી રીતે માંકડું એની માને વળગીને રહેલું હોય એમ આ બે હાથના ઓલા જે હોય તે ભેગા હોય હાડકા એના આ રીતે પકડીને રાખે પછી એના ઉપર હાડકાનો પાટો અને એના ઉપર હાડકાનો કિલ્લો આ જેવું હોય એના જેવી મજબૂતાઈ વાળો હાડકાનો બાંધો એને વજ્ર વૃષભ નારાજ સંગાણ કહેવાય જ્યારે મોક્ષે જવું હશે ત્યારે આ સંગ્રહણ જ જોઈશે આના વિના મોક્ષે જવાશે નહીં સાતમી નરકે આનાથી જ મળવાની છે મોક્ષ પણ આનાથી મળવાનો છે જીવ કમ્મે સુરા ધમ્મે સુરા જે કર્મમાં સુર છે એ ધર્મમાં પણ સુર છે એમ પહેલા નંબરનું સંસ્થાન એટલે સમચતુરસ્ર સંસ્થાન સમચતુરસ એટલે સમચોરસ જેનું સમચોરસ સંસ્થાન હોય ભગવાન જે મુદ્રામાં બેઠેલા છે તે પદ્માસન મુદ્રા પદ્માસન મુદ્રાથી બેઠેલાના અહીંથી અહીં સુધીનું અહીંથી અહીં સુધીનું અહીંથી અહીં સુધીનું અને બે ઢીંચણ વચ્ચેનું આ ચારેય અંતર સરખા હોય એને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય આવી જે શરીરની આકૃતિ મળે એ પુણ્યના કારણે મળે એવી રીતે શુભ વર્ણવાળું શરીર શુભ ગંધવાળું શરીર શરીરમાંથી સુગંધ નીકળે ચંપો મોગરો જાઈ ગુલાબ આ બધાને સુરભિગંધ નામ કરવાનો ઉદય કહેવાય એમ દેહનો વર્ણ તે વ્હાઈટ વર્ણ એ એકદમ ઉત્તમ વર્ણ કહેવાય એ કૃષ્ણ અને નીલ એ બેને છોડીને બાકીના વર્ણો સારા કહેવાય તો એવા વર્ણવાળું શરીર મળે તે શુભ વર્ણ સારી ગંધવાળું સારા રસવાળું સારો રસ એટલે મીઠું શરીર બોલો શેરડીનું શરીર મીઠું છે એ પુણ્યના કારણે દ્રાક્ષનું શરીર ખાટું છે એ પણ પુણ્યના કારણે છે તુરિયાનું શરીર તુરું છે એ પણ પુણ્યના કારણે છે એટલે પુણ્ય મધુરમાં વધારે પુણ્ય ખટાશમાં એનાથી ઓછું પુણ્ય અને તુરુપુણ તુરાપણું જે હોય એમાં એનાથી ઓછું પુણ્ય તો આ પુણ્યથી મળે એમ સારો સ્પર્શ એ પણ જીવને પુણ્યથી મળે કોમળ સ્પર્શ સ્ત્રીનો સ્પર્શ કોમળ હોય આપણું પણ શરીરની અંદર બરાબર તમે જો ઉપર જીભને અડાડો તાળવ તાળવાને તો તાળવું એકદમ કોમળ હોય તો એ પુણ્યથી મળે છે જીવને એટલે આ રીતે શુભ વર્ણ ગંધ રસસ્પર્શ પુણ્યથી આનું પૂર્વી એક ભાવમાંથી બીજા ભાવમાં જતાં જીવ વચ્ચે વળાંક લે એને આનું કહેવાય દેવ અને મનુષ્ય એ બે ગતિ તરફનો વળાંક પુણ્યકર્મના ઉદયથી મળે સારી રીતે ચાલવા માટે પણ તમે પ્રેક્ટિસ કરો તો સારું ચલાય એવું નથી એ પણ જો તમારું શુભ વિહાયો ગતિ કર્મ લઈને આવ્યા હો તો સારી ચાલ મળે નહીતર ઊંટને ગધેડાની જેમ ચાલવું પડે જે સારી ચાલ મળે છે એનું કારણ પણ શુભ વિહાયોગતિ નામનું કર્મ છે એ કર્મ આપણને રાજહંસ જેવી ચાલ હાથી જેવી ચાલ વૃષભ જેવી ચાલ આવી ઉત્તમ ચાલ આપણને જે પ્રાપ્ત થાય છે એનું કારણ પણ પૂર્વે શુભ વિહાયોગતિ નામનું કર્મ ઉપાર્જન કરેલું છે માટે આપણે એવી કર્મ પ્રકૃતિ બાંધી છે આ બધી નામ કર્મ છે અને નામ કર્મની શુભ પ્રકૃતિઓ કોણ બાંધે તો સરલો અગાર બિલ્લો સુવનામમ જે સરળ હોય કપટ બિલકુલ ન હોય જે જેવું હોય એવું જ બોલે અને એ જ પ્રમાણે વર્તન કરે આવો જે જીવ હોય એને સરળ કહેવાય જે સરળ હોય તે આ નામ કર્મની શુભ પ્રકૃતિ માને અને ત્રણ ગારવ વગરનો હોય રસ ગારવ ખાદ્ય પદાર્થ તરફ આસક્તિ ન હોય હોટલમાં જઈને એક વખતે ખાઈ આવ્યો પછી વારંવાર એને ત્યાં ખાવા જવાનું મન ન થાય એવો જોઈએ એનો નહીતર જો વારંવાર ત્યાં જવાનું મન થાય તો એનો અર્થ એમ થયો કે રસ ગારો છે તમને એ પદાર્થ તરફ આસક્તિ છે માટે ત્યાં ખાવા જવાનું મન થાય છે એટલે એ રસ ગારવ નથી ઘરની અંદર પણ કોઈ વસ્તુ બનાવી છે તો પણ લોલુપતાપૂર્વક ખાવાનું મન ન થાય બસ પેટ ભરવાનું છે આ શરીરને ભાડું આપવાનું છે માટે આહાર કરવાનો છે બસ એ જ રીતે વિચારવાનું અને આમ પણ એ સ્વાદનો સમય કેટલો જીભ ઉપર રે કેટલો સમય હે બે મિનિટ પણ નહીં તરત નીચે ઉતરી જાય અને નીચે ઉતર્યા પછી આયંબિલનો આહાર હોય કે રસમલાઈ કે રસગુલ્લા હોય શું ફરક પડે છે કાંઈ નહીં જે સ્વાદ છે માત્ર બે મિનિટનો એ સ્વાદ નથી બસ એટલા માટે થઈને આપણે કેટલો કર્મબંધ કરીએ છીએ આજકાલ એક જ વ્યવસાય એવો છે કે જ્યાં મંદી આવતી જ નથી ખાવાનું હોટલનું એ વ્યવસાયની અંદર કોઈ દિવસે મંદી નથી દેખાતી જ્યારે જાઓ ઓલા હોટલવાળા પણ પર્યુષણના દિવસો આવે ત્યારે એમ કે કે આજે જૈનોનો કોઈ મોટો તહેવાર લાગે છે એટલે એની હોટલ પણ ખાલી હોય એટલે એ રસ કારા ઉલટાનો આપણે પોષીએ છીએ વધારે પોષીએ છીએ ત્યાં જઈને જે લોલુપતાપૂર્વક આહાર કરાય છે એના કારણે નામ કર્મની અશુભ પ્રકૃતિઓ બંધાય અને અશુભ પ્રકૃતિ એટલે પછી આવી રીતે ખરાબ ચાલે ચાલવું પડે સમજણ પણ આવું નબળું મળે એ બધું જે બને પંચેન્દ્રિયપણું પ્રાપ્ત ન થાય તિર્યંત ગતિમાં જવું પડે એ બધાનું કારણ આ છે એટલે આહારની લોલુપતા એનો ત્યાગ કરવાનો વૃદ્ધિ એટલે તમારી પાસે જે પણ ગાડી બંગલા જે પણ હોય એ હોય એનો શાસ્ત્રકારોને ક્યાંય વાંધો નથી એ એમ કે છે કે ભાઈ હજુ એ ભલે વધારે હોય પણ એને આસક્તિ ન હોવી બસ જે પણ છે હું બીજાને કેટલો ઉપયોગી થાઉં હંમેશા આપણે એ વિચારવાનું છે સામેનો માણસ મને કેટલો ઉપયોગી થશે એ વિચાર ક્યારેય કરવાનો નથી આપણે એમ જ વિચારવાનું છે કે હું એને કેટલો ઉપયોગી થઈ શકું એમ આજકાલ બધા એમ વિચારે હું એનું કામ તો કરું પણ એ મને કેટલો ઉપયોગી થશે એ ક્યારેય વિચારવાનું નથી એ તરફ જોવાનું પણ નથી આપણે બીજાને કેટલા કામ આપી શકીએ બસ એ જ વિચારવાનું છે એટલે વૃદ્ધિ તરફ પણ આશક્તિ નહીં પોતાની પાસે દાગીના પણ હોય અલંકારો હોય એની તરફ પણ આશક્તિ નહીં એ આશક્તિ તો વધારે ખરાબ છે જીવને એકેન્દ્રિયમાં લઈ જાય છે અલંકારો તરફની આશક્તિ આત્માને એકેન્દ્રિયની અંદર ધકેલી દે છે એટલે ત્યાં પણ આશક્તિ નહીં ભલે દાગીના ઘણા પહેરો કિંમતી પહેરો એનો એ વાંધો નથી પણ ક્યાંય એના કારણે મન ધ્યાન પછી ત્યાંને ત્યાં જાય અહીં આવો દેરાસર અને ચાંદીનો સામાન લઈને આવો અને ભગવાનની પૂજા કરતા આમ જ નજર કર્યા કરો કે ભાઈ આ વાટકીને બધું સલામત છે ને ક્યાંય ગયું તો નથી ને મારો પ્રકારની પૂજાનો સામાન એ કોઈ લઈ તો નથી જતું ને તો પછી એના કરતાં લાવવો નહીં અહીં કરે ધ્યાન ત્યાં નહીં રહેવું ત્યાં તો ઉલટાનું એમ વિચારવાનું છે કે કોઈ લઈ જાય તો પણ એનો ઉપયોગ ભગવાનની ભક્તિમાં જ કરશે એ પણ મારો સાધર્મિક જ છે લઈ જાય તોય કાંઈ વાંધો નથી ભાવ એવો રહેવો જોઈએ એના બદલે આપણા ભાવો જેટલી કિંમતી વસ્તુ તમે લઈને આવો એટલું મન આપણું ત્યાં જાય છે આપણું જે ભગવાનમાં કે અહીંયા અને દિનવાણી શ્રવણમાં જે ઉપયોગ રહેવો જોઈએ એ ઉપયોગ ત્યાં નથી રહેતો એટલા માટે જો આપણામાં એવા પ્રકારના ભાવો થતા હોય તો એના કરતાં એવા સાધનોનો ઉપયોગ જ નહીં કરવો એ રાખવું જ નહીં એ વધારે સારું છે એટલે સાતાગારો એટલે શરીર ઉપરની આસક્તિ એને સાતાગારો કહેવાય આ ત્રણેય પ્રકારના ગારો એ નામકર્મની અશુભ પ્રકૃતિ બંધાવે હજુ નામકર્મમાં પરાઘાત નામકર્મ એટલે અહીં કને કેટલાય એમ વિચારે કે જઈને ક્લાસમાં चंद्रकांत भाई नाम के तो टेम केशु पण અહીં આવ્યા પછી એક શબ્દે બોલી ન શકે એનું કારણ શું તો કે એમનો पराघाट નામ કરવાનો ઉદય એમનો पराघाट નામ કરવાનો ઉદય હોય કોઈ ગમમે તેલું વિચારે આજે તો આમ કહી દી સ્નેમ કહી દી એ આમ જલ્દી ચલાવે છે એમને કઈ ધીમેથી ચલાવો આમ કી તો એ કે તો એ કે વખતે અહીંયા મે આપોથીના પ્રભાવમાં અંજાઈ એક શબ્દ પણ ન બોલી શકે એનું કારણ पराघाट નામ ભગવાનનો આવો પરાઘાત નામ કરવાનો ઉદય હતો ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિજી કેટલા વિચારોની સાથે ગયા હતા કે આટલા બધા વાદીઓને જીત્યા એમાં એક આ બાકી રહી ગયો હમણાં જ ઓલાયના પાંચસો શિષ્યો હતા દરેક શિષ્ય કે એમાં તમારે જવાની જરૂર નથી અમે જઈએ તો કે મને ખબર છે કીડા જેવા વાદીને જીતવા માટે કોઈને તો મારો એક શિષ્ય જાય તોય જીતી આવે પણ મારાથી આ સહન નથી થતું એટલા માટે મારે જવું છે અને ત્યાં કને આવતા જ ભગવાનનું મુખારબિંદ જેવું જોયું એની સાથે જ માન ઓગળી અરે આ કોણ બ્રહ્મા છે વિષ્ણુ છે મહેશ છે શંકર છે જાત જાતની કલ્પનાઓ કરે છે અને કલ્પના કરી ત્યાં ભગવાને બોલાવ્યા હે ઇન્દ્રભૂતિ ત્યાં વળી પાછો અભિમાને આંચકો માર્યો કે જો માને મને કોણ ન જાણે આખી દુનિયાની અંદર મારું નામ કોનાથી અજાણ્યું છે એટલે એ એમની પાસે જઈને જો મારી શંકાનું સમાધાન કરે તો સમજવું સાચો સર્વજ્ઞ છે અને જતાની સાથે શંકાનું સમાધાન પણ ભગવાને કેવી રીતે કર્યું ભગવાને એમ નથી કહ્યું તમે ખોટા છો આપણે તો શું કહીએ ભાઈ આ ધર્મવાળા ખોટા આ ધર્મવાળા ખોટા ભગવાને એમ નથી કહ્યું તારા વેદ વાક્યો જે છે એનો આ શબ્દનો અર્થ તું આ કર બસ આટલું જ કહ્યું છે બીજું કાંઈ નથી કર્યું બસ એ અર્થ કર્યો એટલે એની શંકાનું સમાધાન થઈ ગયું એટલે કોઈ ખોટું નથી શ્યાદવાદથી બધાને સાથે લેવાના છે તો આ રીતે ભગવાનનો પરાખાત નામ કર્મનો ઉદય હતો ભલે ગૌતમ સ્વામી ગમે તેટલું વિચારતા વિચારતા ગયા હતા પણ જઈને પોતાના પાંચસો શિષ્યોની સાથે પોતે ત્યાં ચારિત્ર ગ્રહણ કરી લીધું પછી ઘરે પૂછવા નથી ગયા કે હવે દીક્ષા લઈએ કે નહીં ત્યાં જઈને સીધું તરત જ ચારિત્ર ગ્રહણ કરી લીધું બોલો કેટલો બધો ભગવાનનો પુણ્ય પ્રભાવ કેવો કહેવાય ચુમ્માલીસો ને અગિયાર બ્રાહ્મણો કોઈ ઘરે નથી પૂછવા ગયા આપણે તો એ ઘરે પૂછવા જઈએ તો એ ગલ્લા તલ્લા થાય માને ક્યાં સુધી દીકરો ગમે જ્યાં સુધી ગુરુ મહારાજને ઘરે બોરવા લઈ આવે ત્યાં સુધી ગમે પણ એ કે છે મારે સાધુ થવું છે તો મોહ હાડું આવવા લાગે તે વખતે ભાઈ દીક્ષા શું છે તને ખબર છે કેવી કઠિન છે એ આ તો લોઢાના ચણા ચાવવા જેવું છે આ કાંઈ સહેલું કામ નથી સીધો બેસ કાંઈ દીક્ષાની જરૂર નથી આવો કે પછી એનો તીવ્ર વૈરાગ્ય હોય અને માં પીગળે એ જુદી વાત છે બાકી મોટા ભાગે દરેક માને એવો વિચાર થાય કે કે આ કેવી રીતે સહન કરશે કઈ રીતે આ ચારિત્રનું પાલન કરશે એવું લાગે પણ એ એ લાગવાનું કારણ આપણો મોહ છે એટલે પરાઘાત નામકર્મા એ પુણ્ય પ્રકૃતિ છે એમ આતપ નામકર્મા આતપ એટલે પોતે ઠંડો પણ એનો પ્રકાશ ગરમ સૂર્ય એના વિમાનોના રત્નો આ પ્રકાશ જે આપણને મળે છે સૂર્યનો પ્રકાશ નથી એના વિમાનના રત્નોનો પ્રકાશ છે આ જેઠ છે એ રત્નોનો પ્રકાશ કારણ કે રત્નો એટલે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જીવો છે એનું શરીર ઠંડુ છે આપણને એ ગરમી આપે છે એ આતપ નામકર્મના કારણે અને ઉદ્યોગ નામકર્મ એવું છે કે પોતે ઠંડા છે અને બીજાને ઠંડક આપે છે ચંદ્રના વિમાનોના જે રત્નો છે એ પોતે ઠંડા અને આપણને પણ ઠંડક આપે છે એ ઉદ્યોગ કર્મ છે અબુરુ લઘુ એટલે પોતાનું શરીર ભારે પણ નહીં ને હલકું પણ નહીં સુખપૂર્વક પોતે પોતાનો ભાર વહન કરી શકે એવું શરીર મળે તેને અગુરુ લઘુ નામકર્મ કહેવાય એમ નિર્માણ અંગોપાંગ આપે અંગોપાંગ નામકર્મ પણ અંગોપાંગને ગોઠવવાનું કામ નિર્માણ નામકર્મ કરે કઈ જગ્યાએ કયું અંગોપાંગ મૂકવું ના કંઈ જ મૂકવાનું આ કંઈ જ મૂકવાનું કાન અહીં મૂકવાનું આ બધું કામ નિર્માણ નામ નામકર્મનું છે એ નિર્માણ નામકર્મ આ રીતે જે જગ્યાએ જે અંગોપાંગની જરૂરિયાત હોય તે જગ્યાએ તે તે અંગોપાંગની રચના કરનારું કર્મ તે નિર્માણ નામનું કર્મ છે અને સૌથી સારામાં સારી કર્મ પ્રકૃતિ તીર્થંકર નામ કર્મ એ પણ પુણ્ય પ્રકૃતિ સૌથી ખરાબમાં ખરાબ મિથ્યાત્વ માન્ય અને સૌથી સારામાં સારી તીર્થંકર નામ કર્મ જે આત્માને અરિહંત બનાવે એવા પ્રકારનું કર્મ એ પણ પુણ્યથી પણ એ બાંધવા માટે તો બહુ મોટી યોગ્યતા જોઈએ સમ્યક દર્શનની અતિશય નિર્મળતા જોઈએ વિનય ભરપૂર હોય સાધુ સાધ્વીજીની વ્યાવચ વગેરે પણ અદ્ભુત કક્ષાની કરતા હોય આવા તો કેટલાય કારણો તમારા તત્વાર સૂત્રના છઠ્ઠા અધ્યાયમાં આવશે દર્શન વિશુદ્ધિર વિનય સંપન્નતા એ સૂત્રની અંદર તીર્થંકર નામ કર્મના આશ્રમો બતાવ્યા છે કે એ બનવા માટે જીવે બહુ યોગ્યતા કેળવવી પડે એ તીર્થંકર નામ કર્મ અને સુખપૂર્વક શ્વાસ લઈ મૂકી શકાય છે તે શ્વાસોશ્વાસ નામ કર્મ આ બધી પુણ્ય પ્રકૃતિ હજુ ત્રસ દશક એ પુણ્ય પ્રકૃતિ આપણે હાલી ચાલી શકીએ છીએ પુણ્યના કારણે બિચારી વનસ્પતિ ત્યાં ને ત્યાં ઊભી છે ગમે તેવી ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય હલી ન શકે બધું સહન કરવું પડે આપણે હલનચલન કરી શકીએ છીએ આપણે બીજાને દેખાઈએ છીએ બાદર નામ આપણે પર્યાપ્તિ આપણે વિચારી શકીએ છીએ પર્યાપ્તિ પૂરી કરી છે પર્યાપ્ત નામ રહેવા માટે સ્વતંત્ર શરીર મળ્યું છે બરાબર પાપ કર્મનો ઉદય હોય તો અનંતા જીવોને રહેવા માટે એક જ શરીર મળે જ્યારે આપણો પુણ્યનો ઉદય છે આપણને રહેવા માટે સ્વતંત્ર શરીર મળ્યું આપણને અંગો પાંગો અમુક સ્થિર મળ્યા દાંત હાડકા નાભીથી ઉપરના આવ્યો સારા મળ્યા લોકોને આપણે જ્યાં જઈએ ત્યાં ગમીએ છીએ સૌભાગ્ય નામકર્મ એને કહેવાય જો બીજાને અળખામણા લાગતા હોઈએ તો દુર્ભાગ્ય કહેવાય પણ જ્યાં જઈએ ત્યાં લોકોને ગમે તો સૌભાગ્ય નામકર્મ સુસ્વર એનો કંઠ મધુર હોય આદે એટલે એની વાત લોકો સ્વીકારે અને યશ એટલે ચારે બાજુ કીર્તિ ફેલાય બસ આ બેતાલીસ પુણ્ય પ્રકૃતિ છે બેતાલીસે બેતાલીસ તમને બતાવી દીધી એટલે પુણ્ય બંધાય નવ પ્રકારે ભોગવાય બેતાલીસ પ્રકારે પાપ બંધાય અઢાર પ્રકારે ભોગવાય બ્યાસી પ્રકારે તો બ્યાસી પ્રકારમાં સાતાનું ઉલટું અસાતા ઉચ્ચ ગોત્રનું ઉલટું નીચ ગોત્ર આયુષ્યમાં નરકનું આયુષ્ય અને નામ કર્મમાં પણ દેવ મનુષ્ય આમાં લીધા તો તિર્યંટને નરક અહીં એમ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીની જાતિ એવી જ રીતે છેલ્લા પાંચ સંગયણ છેલ્લા પાંચ સંસ્થાન અશુભ વર્ણકંદ્ર સ્પર્શ અશુભ વિહાયોગતિ એવી જ રીતે આગળ બે આનુપૂર્વી ત્રિયંચાનુપૂર્વી ને નરકાનુપૂર્વી પ્રત્યેકમાંથી એક ઉપઘાત નામ કરવાનું કે જે પોતાના શરીરના અવયવથી પોતે પીડાય છ આંગળી હોય વારંવાર આડી આવ્યા કરે ચોર દાંત હોય રસોલી હોય આ બધું ઉપઘાત નામકર્મ કહેવાય ગળે ફાંસો ખાવાનું મન થાય આપઘાત કરવાનું મન થાય એનું કારણ પણ ઉપઘાત નામ છે તમારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય અને તમે એને ખૂબ એક ઓલી પઠાણી ઉઘરાણી એની પાસે કરો અને પેલો ખાનદાન માણસ હોય તો એને તેવા સમયે આપઘાત કરવાનું મન થઈ ગયું ને કદાચ એને આપઘાત કરી દીધો તો એના આપઘાતમાં નિમિત્ત આપણે બન્યા કહેવાય અને આવું જો થાય તો આપણે મિનિમમ દસ વખત આપણે આપઘાત કરવો પડે એવી સ્થિતિનું સર્જન થાય આજકાલ આપણે જોઈએ છે ઘણા બધાને કે કાંઈ નહીં એકદમ સજ્જન માણસો હોય એના જીવનની અંદર કોઈ ત્રુટિ ન હોય તોય આપઘાત કરતા આપણે સાંભળીએ છીએ આવું કેમ બને છે કારણ કે પૂર્વ જીવનમાં આપણે બીજાને કોઈને આપઘાત કરવા માટે મજબૂર કર્યા હોય તો આવું કર્મ બંધાઈ જાય કે આપણે વારંવાર આપઘાત કરવો પડે એટલે ક્યારે પણ કોઈને એવા શબ્દો પણ ન બોલાય કે શબ્દોથી એના મન ઉપર એવી અસર થઈ જાય કે એને મરવાનું મન થાય આવું કદાપી ન થવું જોઈએ કારણ કે વચનનો ઘા એ કદાપી રૂજાતો નથી તલવારનો ઘા રૂજાય છે પણ વચનનો ઘા રૂજાતો નથી એટલે વચન એના દ્વારા ઉપયોગ રાખવાનો છે આપણા કારણે કોઈ વ્યક્તિ એવી મજબૂર ન બને કે એને આવી રીતે આપઘાત કરવાનું મન થાય આ ઉપઘાત નામ કર્મ છે ત્યાર પછી સાવર દર્શક ધીરજ રહે હાલી ચાલી ન શકે બીજાને દેખાય નહીં એટલે સૂક્ષ્મ પર્યાપ્તિ પૂરી કર્યા વગર બિચારો મરી જાય શ્વાસ પણ ન લઈ શકે એવી સ્થિતિ હોય અનંતાને રહેવા માટે એક જ શરીર મળે તે સાધારણ એવી રીતે આંખની પાંપણને જીભ અસ્થિર અવયવ મળે એ અસ્થિર નામકર્મ નાભીથી નીચેના આવે એવો અશુભ જ્યાં જાય ત્યાં બીજાને અડખામણો લાગે તે દુર્ભાગ્ય કંઠ ભેંસાસુર હોય સ્તવન બોલવાનું ચાલુ કરે તો બધા લોકો રવાના થઈ જાય કોઈ બેસે નહીં એવો કંઠ હોય તો એને દુસ્વર કહેવાય આપણી વાત લોકો માને નહીં એને અનાદેહ કહેવાય અને ચારે બાજુ અપકીર્તિ ફેલાય તે અભ્યાસ નામ કર્મ બસ આ ચારે ચાર અઘાતી કર્મોની પાપ પ્રકૃતિ ઘાતી કર્મની બધી પાપ પ્રકૃતિ જ છે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય મોહની અને અંત બધી જ પાપ પ્રકૃતિ જ્ઞાનાવર્ણીય કર્મ જ્ઞાનની કોઈ પણ પ્રકારની આસાધના કરો એટલે જ્ઞાનાવર્ણીય નામનું કર્મ બનતા એટલે ક્યાંય પણ પુસ્તક પણ વાપરવું હોય તો પુસ્તકને પૂંઠું ચડાવીને વપરાય એમને એમ વાપરીએ તો પણ જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય ચશ્મા ઉતારીને પુસ્તક ઉપર મૂકીએ તો એ જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય કારણ કે પરસેવો એ અહીંયા કને અડે જ્ઞાનને અડે અને એના કારણે ત્યાં તને પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય એટલે ગમે તે કોઈ પણ રીતે તમે કોઈની નિંદા કરો તોય જ્ઞાનાવરણીય કર્મ બંધાય કારણ કે અક્ષરોનો દુરુપયોગ કર્યો જે અક્ષરોથી દ્વાદશાંગી બની છે એ અક્ષરોથી આપણે અપશબ્દ બોલીએ છીએ એટલે એ ત્યાં પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય એટલે દરેક રીતે અક્ષરોનો જ્યાં જ્યાં દુરુપયોગ થતો હોય ત્યાં ત્યાં જ્ઞાનાવરણીય કર્મ બંધાય અને એનો ઉદય હોય તો ધાર્મિક જ્ઞાન તો ના આવડે પણ વ્યવહારિક જ્ઞાનમાં એ બુદ્ધું બને કાંઈ એને આવડે જ નહીં કક્કાનો ચૌદમો અક્ષર ડ એ એવો ને એવો જ રે એની અંદર એક જ ધોરણમાં કદાચ પાંચ પાંચ વખત ફેલ થાય એનું કારણ શું જ્ઞાનાવરણીય કર્મ જો એવું તીવ્રતાથી ઉપાર્જન કરી દીધું હોય તો એ વિચારો ગમે તેટલી મહેનત કરે કંઈ ના આવે આ આપણો મુખ્ય ગુણ છે મહત્વનો ગુણ છે અને મહત્વનો ગુણ હોવાના કારણે કારણ કે આમ ભલે સમ્યક દર્શન મહત્વનો ગુણ છે પણ એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં કારણરૂપ જ્ઞાન બનવાનું છે મોટા ભાગે તમે જેમ જેમ સમજ કેળવતા જાઓ તેમ તેમ સમ્યક દર્શનની નજીકમાં આવે એટલે જ્ઞાન એ સૌથી પ્રધાન કારણ છે જે આપણે આઠ કર્મો કહીએ છીએ એમાં સૌથી પહેલું જ્ઞાનાવર્ણીય નામનું કર્મ મૂક્યું છે એનું કારણ એ છે ગુણ અનંત આત્મ તણારે મુખ્યપણે ત્યાં દોય આત્માના અનંત ગુણ છે પણ એમાં બે ગુણ મુખ્ય છે જ્ઞાન અને દર્શન આ બેમાં પણ જ્ઞાન મુખ્ય છે કેમ જીણથી દંશન હોય રે આ જ્ઞાનથી દર્શન થાય છે અને બીજા નંબરમાં જ્યારે કોઈને લબ્ધિ ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાનનો ઉપયોગ હોય કેવળ જ્ઞાન થાય ત્યારે પણ પહેલા સમયે જ્ઞાનનો ઉપયોગ હોય આત્મા મોક્ષમાં જાય ત્યારે પણ પહેલા સમયે જ્ઞાનનો ઉપયોગ હોય એટલે જ્ઞાન અને દર્શનમાં જ્ઞાન મુખ્ય છે માટે સૌથી પહેલું જ્ઞાનને આવરનારું જ્ઞાનાવરણીય કર્મ બતાવ્યું પછી જ્યારે જ્ઞાન ન હોય ત્યારે દર્શન હોય હોય ને હોય કદાપી એવું ન બને કે જ્ઞાન અને દર્શન બંને ન હોય જ્ઞાન ન હોય તો દર્શન અવશ્ય હોય એટલા માટે બીજું દર્શનને આવરનારું દર્શનાવરણીય કર્મ બતાવ્યું આ જ્ઞાન અને દર્શન એ બેના કારણે જીવને સુખ દુઃખ થાય છે કારણ કે કોઈ દસ કલાક મહેનત કરે ત્યારે એક ગાથા યાદ નથી રહેતી કોઈ એક કલાક મહેનત કરીને દસ ગાથા યાદ રાખે છે તો જે દસ કલાક મહેનત કરે છે ને યાદ નથી રહેતું એને દુઃખ થાય છે જે કલાક મહેનત કરીને દસ ગાથાને યાદ રાખે છે એને સુખ થાય છે એવી જ રીતે દર્શનમાં પણ કોઈ દૂર રહેલી વસ્તુને સારી રીતે જુએ છે કોઈ નજીકમાં હોય તોય એને દેખાતું નથી દૂર રહેલી વસ્તુને સારી રીતે જાણે એને સુખ થાય છે નજીકમાં રહેલી વસ્તુને સારી રીતે નથી જોઈ શકતો તો દુઃખ થાય છે એટલે જ્ઞાન અને દર્શન એને આવરનારું કર્મ એવું છે કે જીવને સુખ અને દુઃખ આપનારું સાતાને અસાતા આપનારું છે માટે ત્રીજા નંબરમાં વેદનીય કર્મ મૂક્યું જ્યારે સુખ આવે ત્યારે રાગ થાય છે દુઃખ આવે ત્યારે દ્વેષ થાય છે એટલે ચોથા નંબરમાં મોહનીય કર્મ કારણ કે રાગ અને દ્વેષ એટલે મોહનીય કર્મ એટલે પછી એનો નંબર પછી જે આત્મા મૂડ બને મૂડ એટલે જે એ વિષયની અંદર એવો પાગલ બની ગયો હોય કે એના દોષો કોઈ એને સમજાવી ન શકે જેમ આપણને ધન ઉપરની મૂર્છા એટલી હોય કે કોઈ ધનના દોષો બતાવે તો આપણે એની વાત જ સાંભળવા તૈયાર ન થઈએ તો એ ધનની મૂળતા કહેવાય કોલેજમાં ભણતો દીકરો હોય એને કોઈની સાથે લવ થઈ ગયો તો એની મૂળતા ત્યાં હોય તમે એને ગમે તેટલા એના દોષો સમજાવો ગમે તે કહો એ સમજવા તૈયાર ન થાય કારણ કે એ વિષયમાં મૂળતા છે જ્યાં મૂળતા આવી જાય ત્યાં આત્મા નરકાદી દુર્ગતિનું આયુષ્ય બાંધે માટે પછી આયુષ્ય કર્મ જે પ્રમાણે આયુષ્ય બંધાય તે પ્રમાણે ગતિ જાતિ શરીર અંગોપણ એ બધા બંધાય માટે નામકર્મ નામકર્મ બંધાયા પછી એને ઊંચા કુળમાં જન્મવાનું છે કે હલકા કુળમાં જન્મવાનું છે એનો નિર્ણય થાય એટલે ગોત્ર કર્મ અને ઊંચા કુળમાં જન્મેલાને અંતરાયનો ક્ષયોક્ષમ લગભગ વધારે હોય હલકા કુળમાં જન્મેલાને ઓછો હોય માટે પછી અંતરાય કર્મ એટલે આઠે કર્મ આ ક્રમમાં મૂકવાનું આ કારણ તો જ્ઞાનાવરણીય કર્મમાં પાંચે પાંચ પ્રકારના જ્ઞાન ત્રણ જ્ઞાન તો આજે આપણી પાસે છે જ નહીં એનો ઉદય છે અવધિ જ્ઞાનાવરણીય મનપ્રયોગ જ્ઞાનાવરણીય કેવલ જ્ઞાનાવરણીય માટે આપણની પાસે એ જ્ઞાન નથી મતિ અને શુદ્ધ છે તો એ અલ્પ પ્રમાણમાં છે બહુ ઓછું છે આપણી પાસે આજના દિવસે જે જ્ઞાન છે એ આખે આખા ચૌદે ચૌદ પૂર્વનો તો વિચ્છેદ થઈ ગયો પિસ્તાલીસ આગમમાંથી એક આગમ ભણવાની આપણી કેપેસિટી કરતાં આપણી પાત્રતા નથી કે આપણે ભણી શકીએ શ્રાવકને યોગ્ય જેટલું ભણવાનું છે એટલું ભણવા માટે પણ પુરુષાર્થ કરવા આપણે તૈયાર નથી અથવા આપણી પાસે એટલો સમય નથી તો આપણે એ માત્ર એ જ્ઞાન પણ આપણી પાસે અલ્પ છે તો શું કરવાનું તો જ્ઞાની તરફ બહુ માન રાખવાનું કાં એટલે આપણે ત્યાં બે માર્ગ બતાવ્યા કાં તો તમે પોતે જ્ઞાની બનો અને જ્ઞાની ન બનો તો જ્ઞાની કે તેમ ચાલો પણ આના સિવાય ત્રીજો કોઈ માર્ગ નથી મોક્ષે જવા માટે કાં તો આપણે પોતે જાણકાર બનવું પડે અને જો આપણે જાણકાર ન બની શકીએ એવી સ્થિતિ હોય તો જાણકાર જે પ્રમાણે આંગળી ચીંધે તે પ્રમાણે ચાલવાનું અહીં જાણકાર એટલે કોણ સામાન્ય નહીં જાણકાર એટલે ગીતાર્થ જે પિસ્તાલીસ આગમના જ્ઞાતા હોય એવા જે ગીતાર્થ મહાપુરુષ જ્ઞાની કહેવાય અને આપણે એવા ન બની શકીએ તો એ કે તે પ્રમાણે ચાલવાનું બસ એ જ્ઞાનાવરણીય કર્મ એને આપણે તોડવાનું છે અને જ્ઞાનની આરાધના કરીને તોડાય દર્શનાવરણીય કર્મ ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવલ ચાર એ પ્રકાર છે આંખ દ્વારા જે દેખાય છે એ ચક્ષુ દર્શનાવરણીયનો ક્ષયક્ષમ છે કોઈને ઓછું દેખાય છે કોઈને વધારે દેખાય છે કારણ કે કોઈનો ઓછો ક્ષયક્ષમ છે કોઈનો વધારે છે કોઈ આંખ આંખ બેરો છે તો અચક્ષુ દર્શનાવરણીયનો ઉદય છે કારણ કે કાનથી સંભળાતું નથી એ બેરાપણું એ અચક્ષુ દર્શનાવન્ય કર્મ કહેવાય અચક્ષુ દર્શન એટલે ચક્ષુ સિવાયની બાકીની ઇન્દ્રિયો દ્વારા જે બોધ થાય એને અચક્ષુ દર્શન કહેવાય અને એમાં જે કર્મ રોકે એને અચક્ષુ દર્શનાવન્ય કહેવાય અવધિ અને કેવળ દર્શનને રોક રોકનાર અવધિ દર્શનાવરણને કેવળ દર્શનાવરણ છે એટલે એ ચાર પ્રકૃતિ એ થઈ અને પાંચ નિદ્રા સુખેથી જાગી શકાય એવી ઊંઘ એને નિદ્રા કહેવાય શ્વાન નિદ્રા કૂતરા જેવી કૂતરાને શું હોય કે કોઈનો પગ પડ્યો નથી અને તરત જ એ જાગી નથી ગઈ ભાઈ આપણી નિદ્રા આવી હોવી જોઈએ આનાથી આગળની ન હોવી જોઈએ પછીની નિદ્રા તે નિદ્રા નિદ્રા એટલે ખૂબ ઢંઢોળીએ ત્યારે ઉઠે એને નિદ્રા નિદ્રા કહેવાય આંખો ચોડતો ચોડતો ઊભો થાય પાછું એને સુવાનું ગમતું હોય તો એને નિદ્રા નિદ્રા કહેવાય પ્રજલા બેઠા બેઠા ઊંઘ આવે ઊભા ઊભા ઊંઘ આવે ટ્રેનમાં બેઠા બેઠા જોકા ખાતો હોય પ્લેનમાં ટ્રેનમાં બસમાં તો એને પ્રજ્ઞા કહેવાય અને વ્યાખ્યાનમાં જોકા ખાય તો એ પ્રજ્ઞા કહેવાય એને પણ પ્રજ્ઞા કહેવાય તો આવી ઊંઘ એ પ્રજ્ઞા પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે ચાલતા ચાલતા ઊંઘે એને પ્રજ્ઞા પ્રજ્ઞા કહેવાય ચાલતા ચાલતા પણ ઊંઘનારા હોય તમે જોયું હશે આ અમે અમે મહેસાણા પાષાણમાં ભણતા હતા ત્યારે અમારી સાથે એક વિદ્યાર્થી હતો જીતેન્દ્ર એ આજે બેંગ્લોરમાં છે સુરેન્દ્રભાઈ ગુરુજી જે છે ને અહીં છે એક બેંગ્લોરમાં એનો ભાઈ એનું નામ જીતેન્દ્ર અમે સાથે ઓલે જમવા માટે બધાએ સાથે બેસવાનું હોય તો એટલે ગરમ ગરમ રોટલી પીરસાય એટલે આવતા વાર લાગે હવે પેલી રોટલી આવે ત્યારે ખાઈ લે ભાઈ બીજી આવે ત્યાં સુધી ઢોકા ખાઈ લે બીજી આવે ત્યારે પાછો જમે રાની નિદ્રા પણ હોય એટલે પ્રજલા પ્રજલા એટલે ચાલતા ચાલતા જે ઊંઘ આવે એને પ્રજલા પ્રજલા નામની નિદ્રા કહેવાય આજે બળદ ને બધા હોય ને એને શું હોય સવારે વહેલા ખેતરે લઈ જાય તો વહેલા લઈ જાય ઊંઘમાં જ હોય પણ રસ્તો જાણીતો હોય એટલે રસ્તો જાણીતો હોય તે એમને એમ કે ખેંચી જાય પણ આ મૂકતા હોય વચ્ચે પેપરની અંદર એક દાખલો આવ્યો તો એ તો જો કે ત્રિણતી નિદ્રાનું દર્શન છે એની અંદર એવો આવેલું કે ટેક્સી નિવૃત્ત ટેક્સી ડ્રાઈવર હતો અને નિવૃત્ત ટેક્સી ડ્રાઈવર સવાર પડે ત્યારે એના ખિસ્સામાંથી પૈસા નીકળે અને પત્ની વિચાર કરે કે આ કમાવા નથી જતા ને ક્યાંથી આવે છે કેટલી વખતે માર્ક કર્યું પણ કાંઈ પકડાયું નહીં પછી એક વખતે એને રાતે જાગવાનું નક્કી કર્યું તો રાતે જાગે તો ખબર પડી કે આ ભાઈ ઊંઘમાંથી વચ્ચે ઊભા થઈ જાય અને ટેક્સી ચલાવે અને ટેક્સીનું ભાડું પણ જેટલું થાય એટલું જ બરાબર લે અને ઘરે આવીને સુઈ જાય એને ખબર ન હોય કે હું ટેક્સી ચલાવીને આવ્યો ઘીણતની નિદ્રા આવી કહેવાય ઘીણતની નિદ્રા આવી કહેવાય કે એ નિદ્રાની અંદર તમે રાત્રે ઊંઘમાં જઈને જમીનની અંદર દાટી આવો ધન તો એ સવારે તમને ખબર ન હોય મેં ક્યાં દાટ્યું પહેલાં તો મનની અંદર દીકરા તરફનો મોહ હોય એટલે એ વિચારો ચાલતા હોય એટલે જઈને દાટી તો આવે પણ પાછો ભૂલી જાય કારણ કે એ નિદ્રા જેવા પ્રકારની છે દિવસે વિચારેલું કામ રાત્રે ઊંઘમાં કરાવે અને અર્ધચક્રવર્તી એટલે વાસુદેવ એના કરતાં અડધું બળ એવા સમય આવી જાય અને અત્યારના સમયમાં પણ આપણું જેટલું સામાન્ય બળ છે એના કરતાં ચાર પાંચ ગણું બળ એવા સમય આવી જાય એવી ત્રિણતી નિદ્રા કહેવાય અને આ નિદ્રાવાળો મોટા ભાગે દુર્ગતિમાં જનારો હોય તો આ પાંચ નિદ્રા એ પણ દર્શનાવરણીય કર્મ છે મોહનીય કર્મ અનંતાનું બંધી આપણા આત્માને અનંત કાળ સંસારમાં રખડાવે છે અપ્રત્યાખ્યાનીય પચખાણ નથી લેવા દેતો પ્રત્યાખ્યાનીય સર્વવૃત્તિ નથી લેવા દેતો સંજ્વલન એટલે બાળવું ચારિત્રને બાળે છે મલિન કરે છે દીક્ષા લે તો પણ દોષો લગાડે ગોચરીના દોષ લગાડે કે આવી રીતે કોઈને કોઈ પ્રકારના દોષો એને લગાડ્યા કરે તે સંજ્વલન કસાય છે એમ હાસ્ય રતી અરતી ને શોક ભય દુર્ગંછા એ ન કસાય છે કસાય નથી પણ કસાયને ઉત્પન્ન કરે છે એના દ્વારા આત્મા કસાયવાળો બને છે અને આવું થવાનું કારણ શું તો કે જે આત્મા એવો હોય કે કસાય અને ન કસાયથી પરવશ હોય તો એ જીવ પાછું આ કર્મ બાંધે જે અત્યારે ગુસ્સો કરે તો ક્રોધ મોહનીય પાછું નવું બાંધે અહંકાર કરે તો માન મોહનીય નવું બાંધે કપટ કરે તો માયા મોહનીય નવું બાંધે એમ હાસ્ય આપણે ક્યાંક હસીએ એટલે સામેની વ્યક્તિને ગુસ્સો ઊભો થાય તો એ જે ગુસ્સો ઊભો થયો એ કસાય અને હાસ્ય ન કસાય છે તો હાસ્ય એ પણ આપણે નિર્દોષ હાસ્ય જોઈએ એ નિર્દોષ હાસ્ય આપણને ક્યાંય જોવા નથી મળતું આજકાલ નિર્દોષ હાસ્ય તેનું જ હોય કે જે હળું કર્મી હોય લઘુ કર્મી હોય મુખ ઉપર એના મુખ ઉપર જ પ્રસન્નતા હોય બાકી કોઈના મુખ ઉપર આપણને પ્રસન્નતા જોવા ન મળે જેમ પેટમાં મળ થયો હોય તો બેચેની રહે જેવો મળ નીકળી જાય એટલે બેચેની દૂર થઈ જાય એમ કર્મ મળ નીકળે ત્યારે મુખ ઉપર નિર્દોષ હાસ્ય દેખાય એટલે આજકાલ આપણે જોઈએ છીએ કે હાસ્ય માટે હાસ્યની સિરિયલો જોવી પડે છે લાફિંગ ક્લાસમાં જવું પડે છે તો એનું કારણ શું છે આ ઇમિટેશન હાસ્ય કેમ આવી ગયું તમાચો ખાઈને ગાલ લાલ રાખીએ છીએ બધાને બતાવીએ છીએ ભાઈ હું ખુશ છું શાંતિ છે શાંતિ કોઈને નથી મળતી બધા શાંતિની શોધમાં છે પણ એ ખાલી બતાવે છે મને શાંતિ છે એવું બતાવે છે એટલે આ બધાનું કારણ નો કસાય છે આવા નો કસાયો જો હોય એ રતિ અરતી એ તો આપણે સતત કર્યા કરીએ છીએ આ સારું આ ખરાબ આ બધું રતિ અરતી ભય બોલો ભય મોહનીયને દૂર કરવા માટે સિંહની ગુફા પાસે ચાર ચાર મહિના કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા સર્પના બિલ પાસે કુવાની રેટ ઉપર ત્યારે ભય મોહનીય કર્મ દૂર થાય એટલે નિર્ભયતા જો જોઈતી હોય તો આવી રીતે ભય મોહનીયને દૂર કરવા માટે જીવ સાધના કરે જીવોને અભયદાન આપે એનાથી પણ ભય મોહનીય કર્મ દૂર થાય શોક મોહનીય શોક મોહનીય એટલે સ્વજનનો વિયોગ થયો હોય ને એના માટે રડવા બેસે તો એ શોક મોહનીય અને એવું બંધાઈ જાય કે જન્મતાની સાથે કદાચ બીજા ભવમાં માતા પિતા મરી જાય કારણ કે શોક કરેલો છે એ શોખ પાછો શોક ઉત્પન્ન કરાવે નવો અને નવો શોક આ રીતે ઉત્પન્ન થાય માટે કોઈ પણ સ્વજનનો વિયોગ થાય તેવા સમયે એના ગુણનું સ્મરણ કરવાનું અને ગુણનું સ્મરણ કર્યા પછી એ ગુણ રૂપે વ્યક્તિ હંમેશા અહીંયા હાજર જ હોય છે ભલે દેહ રૂપે ન હોય પણ ગુણ રૂપે તીર્થંકર પરમાત્મા પણ આજે હાજર છે ગુણ રૂપે શ્રેણિક મહારાજાએ હાજર છે કે ગુણ રૂપે ગૌતમ સ્વામી પણ આજે હાજર છે જેટલા પણ જીવો જે પણ વિલીન થયા છે તે પર્યાયો વિલીન થયા છે ગુણો તો છે તો એ ગુણની અનુમોદના કરીને રાજી થવાનું છે શોક ક્યાંય કરવાનો નથી અને દુર્ગંધા એટલે ઘૃણા કોઈના મેલા વસ્ત્રો જોઈને દુર્ગંધા થાય તો એવું કર્મ બંધાઈ જાય કે એવું દુર્ગંધવાળું શરીર મળે કે આપણી પાસે કોઈ ઊભા રહેવા તૈયાર ન થાય આવી રીતે પણ બની શકે એટલે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો ત્રણ વેદ મોહનીય પુરુષ સ્ત્રી અને નપુંસક એ ત્રણ વેદ મોહનીય કર્મ છે એમાં પુરુષ વેદ ઘાસના તણખલા જેવો છે સડ જલ્દી સળગીને જલ્દી શાંત થઈ જાય સ્ત્રી વેદ બકરીની લીંડી જેવો છે જલ્દી સળગે નહીં ને સળગે તો જલ્દી શાંત થાય નહીં અને નપુંસક વેદ નગરના દાહ જેવો છે આખું નગર બળતું હોય એમ એના મનની અંદર વિકૃતિના ભાવો સતત રહ્યા જ કરે એના જેવો નપુંસક વેદ છે તો આ ત્રણેય વેદ એને પણ ટાળવા યોગ્ય છે કારણ કે એના દ્વારા એવી વિકૃતિ ઊભી થાય છે કે કોઈ પણ ગુણ પ્રાપ્ત કરવાને યોગ્ય આત્મા રહેતો નથી એટલા માટે આજે ચારિત્ર પણ લેવાની ભાવના થાય છતાંય લોકો રોકાઈ જાય કે ચારિત્ર પ્રાપ્ત કર્યા પછી પણ કોઈકનું પતન થાય તેનું મુખ્ય કારણ આ એક વેદ મોહનિયા નામનું કર્મ છે એના કારણે આવું બને છે અને દર્શન મોહનિયા એ તો આત્માનો અંધાપો છે મિથ્યાત્મ મોહનિયા કર્મ જે ઉપાદેય છે એને હે સમજાવે છે જે હે છે એને ઉપાદેય સમજાવે છે એટલે આખું આ મોહનીય કર્મ એની છવ્વીસ કર્મ પ્રકૃતિ બધી પાપ પ્રકૃતિ છે સોળ કસાય નવ નવ કસાય પચીસ અને મિથ્યાત્વ મોહનીય એ સોળ હવે અંતરાય કર્મ એની પાંચ પ્રકૃતિ પાંચે પાંચ પાપ પ્રકૃતિ છે દાન આપવાનું મન નથી થતું એ પાપનો ઉદય છે આપણી પાસે સંપત્તિ ન હોય તોય આપવાનું છે છેવટે આપણે કોઈ આંધળા માણસને રસ્તો ક્રોસ કરાવીએ એ પણ એક પ્રકારનું કાયા દ્વારા કરીને આપણે એને હેલ્પ કરી એટલા અંશે આપણે એની પાછળ ઘસાયા તો કોઈ પણ સ્વરૂપે દ્રવ્ય હોય તો દ્રવ્યથી કરે દ્રવ્ય ન હોય તો શરીરથી પણ આપણે બીજાને કરી શકીએ એટલે દાનાંતરાય એ પણ એ છે જો બીજા ભાવમાં કોઈને ના આપ્યું હોય તો પણ આવું કર્મ બંધાય કૃપણતા આપણામાં આવે અથવા ધન ઉપરની ગાઢ મૂર્છા એના કારણે કૃપણતા નામનો દોષ આવે તો એ કર્મનો ઉદય છે લાભાંતરાય એનો ઉદય હોય તો ઘણી મહેનત કરે કંઈ ન મળે ભોગાંતરાનો ઉદય તો આહારમાં અંતરાય થાય ઉપભોગાંતરાયમાં જે બાબતનો તમારું ઉપભોગાંતરાય કર્મ હોય ધારો કપડાની બાબતમાં છે કપડાં નવા જ લાવ્યા ઇસ્ત્રીવાળાને આપ્યા ને ઇસ્ત્રીવાળો બાળી નાખે કારણ કે ઉપભોગાંતરાય કપડાની બાબતમાં ઉપભોગાંતરાય કર્મ છે તમારા સોનાના દાગીનાની બાબતમાં તમારો ઉપભોગાંતરાય હોય ચેન પીરીને ગયા ને કોઈ ખેંચીને ચાલ્યું જાય એ ચેન ન રહે કારણ કે એ બાબતમાં તમે બીજાને પૂર્વ ભાવમાં અંતરાય કર્યો છે તો આ ભવોની અંદર આપણને પણ અંતરાય થાય એટલે જે બાબતમાં ઉપભોગ અંતરાય એ બાબતની અંદર આપણને અંતરાય થયા વિના ન રહે એટલે ઉપભોગ અંતરાય અને વીર્યાંતરાય એટલે શક્તિની અંદર અંતરાય કરવો અથવા આપણી શક્તિને ખોટા માર્ગે વેડફી નાખવી જે ધર્મ માર્ગની અંદર પ્રવર્તાવવાની છે એના બદલે અહીં સામાયિક દેતા ચાર ખમા સમાન દેતા ઊભા ન થાય પણ રસ્તામાં કોઈ ઊભું રહે તો અડધો કલાક ગપ્પા મારે તો એને ત્યાં વીર્યાંતરાય કર્મ બંધાય કારણ કે એ શરીરનો ત્યાં અહીંયા સદુપયોગ કરવાનો હતો ત્યાં ન કર્યો અને ત્યાં તને જઈને હરિચક્ર આ રીતે બ્યાસી પાપ પ્રકૃતિ છે બરાબર બ્યાસી એ બ્યાસી હું બોલી ગયો જ્ઞાનાવણ્યની પાંચ રત્નાવણ્યની નવ ચૌદ કારણ કે મારે તમારે કાલના દિવસ સુધીમાં બધું કરવાનું છે વેદનિયા કર્મા એમાં એક અસાતા વેદનિયા એટલે પાંચ ને નવ ચૌદ ને એક પંદર મોહનિયાની છવ્વીસ પંદર ને છવ્વીસ એકતાલીસ આયુષ્યમાં નરક નું આયુષ્ય એટલે બેતાલીસ ગોત્રમાં એક નીચ ગોત્ર તેતાલીસ અંતરાયમાં પાંચ એટલે અડતાલીસ અને ચોત્રીસ નામ નામકર્મની એટલે અડતાલીસ ને ચોત્રીસ બ્યાસી આ અઢાર પ્રકારે જીવ પાપ કરે એની વાત તો આપણે ઘણી વખત આગળ પણ અઢાર પાપ સ્થાનકની વાત કરી છે એ અઢાર પ્રકારના પાપો જીવ કરે એને આ બ્યાસી પ્રકારે ભોગવવું પડે એ બ્યાસી પ્રકાર એમ નવ પ્રકારે પુણ્ય બાંધે તો એ બેતાલીસ પ્રકારે પુણ્ય ભોગવાય હવે નાનું તત્વ બંધ તત્વ કે એની અંદર માત્ર ચાર જ ભેદ છે કર્મબંધ એટલે શું તો કે આત્માની સાથે જેમ દૂધ અને પાણી એકમેક થાય એમ કારમણ વર્ગના આત્માની સાથે કર્મ રૂપે એકમેટ થઈ જાય જ્યાં સુધી કારમણ વર્ગના અહીં ચોંટેલી હોય ત્યાં સુધી કારમણ વર્ગના આપણને સુખ દુઃખ ના આપી શકે પણ એ જ કારમણ વર્ગના કર્મમાં ટ્રાન્સફર થઈ જાય એટલે એની સુખ દુઃખ આપવાની શક્તિ એને મળી જાય તો જ્યારે આપણો આત્મા કર્મ ઉપાર્જન કરે છે તેવા સમયે ચાર વસ્તુ નક્કી થાય છે જે સમયે ઉપાર્જન કર્યું તે જ સમયનો નેચર નક્કી થાય એની ટાઈમ લિમિટ નક્કી થાય એનો પાવર નક્કી થાય અને ક્વોન્ટિટી નક્કી થાય બસ આ ચાર પ્રકારનો બંધ છે જેમ લાડુ તમે લાવો તો એનો નેચર હોય લાડુ પણ તમે સૂંઠનો લાડુ હોય તો વાયુને દૂર કરી દે કફા પહારી દ્રવ્યનો બનાવેલો હોય તો કફને દૂર કરે પિત્તા પહારી દ્રવ્યનો બનેલો હોય તો પિત્તને દૂર કરે એમ કોઈક કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકે કોઈક કર્મ દર્શન ગુણને કોઈક કર્મ ચારિત્ર ગુણને એ એનો નેચર થયો એ જ વખતે નિર્ણય થાય કે આ કર્મ આપણા આત્માને કેટલા સમય સુધી સજા કરશે જેમ લાડુ હોય શિયાળો હોય તો મહિના સુધી ચાલે ઉનાળો હોય તો વીસ દિવસ ચાલે ચોમાસું હોય તો પંદર દિવસ ચાલે એમ કોઈક કર્મ આત્માની સાથે સિત્તેર કોડાકોડી સાગરો પંપ કોઈ ત્રીસ કોડાકોડી કોઈ વીસ કોડાકોડી કારણ કે આપણે હોલસેલના વ્યાપારી છીએ રિટેલ વ્યાપાર આપણને મળતો નથી એટલે એક એક આત્મા પ્રદેશ ઉપર એ કર્મો એટલા બધા કાળ સુધી રહે અને ઘણી મોટી ક્વોન્ટિટીની અંદર જોડાય છે રસ એટલે પાવર તમારો જે લાડુ હોય એમાં જો મેથી વધારે નાખી હોય તો વધારે કડવો થાય અને સાકર વધારે નાખી હોય તો વધારે મીઠો થાય એમ તમારામાં પણ જો કડવાશ એટલે અઢાર પ્રકારના પાપો જો આચર્યા હોય તો એનો રસ કડવો હોય એ જ્યારે ભોગવવાનો આવે તેવા સમયે તીવ્ર રીતે કડવાશથી ભોગવવો પડે અને જો સાકર નાખી હોય જો તમે મૈત્રી આદિ ભાવોની સાકર એની અંદર ગોઠવી દીધી હોય તો ભોગવતી વખતે એકદમ પ્રસન્નતા હોય તો એ પ્રમાણે એનો પાવર નક્કી થાય કે એ કર્મ ઉદયમાં આવશે તે વખતે એનો પાવર કેવો હશે સુખ આપવાનું હશે તો એ એ કેવું સુખ આપશે તીવ્ર આપશે મંદ આપશે કેવું આપશે એ બધું આપણે અત્યારે જ્યારે કર્મ ઉપાર્જન કરીએ તે સમયે જે ભાવ રેલ્યો હોય એને અનુરૂપ થાય અને પ્રદેશ એટલે દલિકો જે એનો જથ્થો તમે પ્રભાવના માટે લાડુ બનાવવો હોય તો પચાસ ગ્રામનો એ બનાવો પણ ઘરે ખાવા માટે બનાવવો હોય તો મોટો બનાવો તો એ જે છે એ એની ક્વોન્ટિટી થઈ આત્માના એક એક પ્રદેશ ઉપર આવો જથ્થો અનંત અનંતની સંખ્યામાં ચોંટે છે માત્ર આઠ રૂચક પ્રદેશને છોડી અને એક એક આત્મા પ્રદેશ છે અનંત અનંત કર્મ વર્ગણાઓ ચોંટે બસ આ ચાર પ્રકારનો બંધ છે એટલે નેચર એટલે પ્રકૃતિ બંધ એટલે જ્ઞાનાવનીય કર્મ આંખે બાંધેલા પાટા જેવું છે એનો સ્વભાવ આંખે પાટો બાંધ્યો તો કાંઈ દેખાય નહીં પણ આંખની અંદર જો કપડું પતલું હોય તો થોડું થોડું દેખાય એમ વધારે જો કાણા પડ્યા હોય તો વધારે દેખાય ઓછા કાણા હોય તો ઓછા દેખાય એમ તમારો સેવક્ષમ વધારે હોય તો વધારે જાણો ઓછો હોય તો ઓછું જાણો દર્શનાવણીય કર્મ દ્વારપાળ જેવું છે દ્વારપાળ જેમ ઇચ્છિત વ્યક્તિને મળવા જતા રોકે એમ આ ચક્ષુ વગેરે દ્વારા દર્શન થતા રોકે વેદનીય કર્મ મતથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું છે એને તમે ચાટો એટલે પહેલાં તો આમ મધના કારણે મીઠા ખાવે પણ પછી જીભ કપાઈ જાય એના જેવું વેદનીય કર્મ છે સાતા ને અસાતા મોહનીય કર્મ મદિરા એટલે દારૂ જેવું છે પછી દારૂ પીએ તો માતા સ્ત્રી બહેનનો વિવેક ભૂલી જાય એ મોહરૂપી દારૂ જેને પીધો છે એને શું ખવાય ને શું ન ખવાય શું છોડાય ને શું આચરણ કરાય એનું ભાન નથી રહેતું એટલે એને દારૂની ઉપમા આપી આયુષ્ય કર્મ બેડી જેવું છે જેલની અંદર પૂરે એટલે એની મુદત પૂરી ન થાય ત્યાં સુધી જેલમાં રહેવું પડે એમ આપણી આ જેલ છે આ જેલની અંદર આત્મા પુરાઈને રહેલો છે એ કેમ પુરાયો છે આયુષ્ય કર્મે એને પૂરી દીધો છે જ્યારે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે આ જેલમાંથી બહાર નીકળીને બીજી જેલમાં જવાનું કારણ કે સંપૂર્ણ છુટકારો તો ક્યારે થાય કે સંપૂર્ણ રીતે નિર્દોષ હોય ત્યારે એને છુટકારો મળે સંપૂર્ણ નિર્દોષ નિર્દોષ હશે ત્યારે મોક્ષે જવા મળશે પણ અહીં કને આ જેલમાં રહીને પણ પાછો ગુનો કરીએ એટલે સજા વધતી જાય છે હંમેશા શું થાય કોઈ પણ માણસ જેલમાં નાખ્યો અને જો ત્યાં પાછી નવી ભૂલ કરે તો એની સજા વધે અને જેલમાં જો સારી રીતે રહે તો એને ત્યાંથી વેલો રવાનો કરી દે જા ભાઈ જા દેવલોકમાં ચાલો જા અને જો એને વધારે ભૂલ કરી દીધી તો હવે તારે નરકમાં જવું પડશે એને એવા પ્રકારનું શરીર મળે એટલે આયુષ્ય કર્મ એ બેડી જેવું છે નામ કર્મ ચિત્રકાર જેવું છે બધા જેમ જુદી જુદી જાતના ચિત્રો બનાવે એમ નામ કર્મે પણ આપણને બધાના ફેસ અલગ અલગ આપ્યા બધાના એક આપ્યા હોત તો આપણે પણ કન્ફ્યુઝનમાં મુકાઈ ગયા કે ભાઈ આ કોણ ઓળખત કેવી રીતે લોકોને આ ઓળખાય છે કેમ ઓળખાય છે કારણ કે આપણા બધાના કર્મો જુદા જુદા પ્રકારના છે અને કર્મો જુદા જુદા પ્રકારના હોવાના કારણે આપણા બધાનો ફેસ પણ જુદો જુદો છે એ આ બધાનું કારણ વર્ણ ગંધ રસ સ્પર્શ આ બધું જે એટલું જુદાપણું દેખાવા મળે છે આ બધાનું કારણ કર્મ છે એક નાનકડો બાળક જન્મતાની સાથે સોનાના હિંડોળે હિંચવા મળે અને બીજાને પીવા માટે દૂધ પણ ન મળતું હોય એક બાળક એવું હોય કે કે જેને ચારે બાજુ બધા ઉંચકી ઊંચકીને ફરતા હોય એને કોઈ નીચે ન રહેવા દે તમારી ક્રિકેટની ગેમ છે ને એ આવી છે ક્રિકેટની ગેમ કેવી છે ઓલો જે દડો હોય ને કોઈ નીચે જ ન પડવા દે દડાને બધા અધરને અધર જ રાખે એમ પુણ્ય કર્મ એવું છે અને પાપ કર્મ ફૂટબોલના દોડ દડા જેવું છે બિચારો બધાની લાત જ ખાધા કરે એટલે ક્યાંય ઉપર જવા જ ન મળે એવું પાપ કર્મા છે કે જીવોની લાત જ ખાવાની આખા સંસારમાં એના સિવાય બીજું કાંઈ કરવાનું જ નથી તો એ રીતે આ આ ગેમમાંથી પણ તમે તત્વ લઈ શકો કે આ ગેમ પણ આ પુણ્ય અને પાપ એ સૂચવનારી આ ગેમ છે એટલે કહેવાનો આશય એમ છે કે નામ કર્મા એ ચિત્રકાર જેવું છે ચિત્રકાર જેમ જુદી જુદી જાતના ચિત્રો બનાવે છે એમ આપણને બધાને એકને જન્મતાની સાથે અબજો રૂપિયાની સંપત્તિ મળે છે અને બીજો ઘરડો થાય ત્યાં સુધી એ પેટ માન ભરે છે આ બધાનું કારણ એ કર્મ છે એના વિના કોઈ એમ કે કે આ ઈશ્વર સૃષ્ટિની રચના કરે છે જો ઈશ્વર રચના કરતો હોત તો બધાને સુખી કરે કારણ કે ઈશ્વર તો કરુણાનો ભંડાર છે એ કદાપી કોઈને દુઃખી ન કરે પણ જે કાંઈ પણ અહીં છે આપણા પોતાના સુખ દુઃખના કારણે આપણા પોતાના કર્મના કારણે એટલે આપણે જેવું કરીએ એ પ્રમાણે પ્રાપ્ત થવાનું છે ગોત્રકર્મ કુંભારના ઘડા જેવું છે ઘડો જેમ લગ્ન વગેરે માંગલિક કાર્યોમાં પણ વપરાય અને દારૂ ભરવામાં પણ વપરાય એમ કોઈક ઊંચું કુળ આપે ને કોઈકને નીચું કુળ મળે છે અને અંતરાય કર્મ તે તારા મેતાજી મુનિમજી જેવો છે ઓલાને દાન કરવું હોય પણ મુનિમજી રોકે ભાઈ તિજોરી ખાલી થવા આવી છે રેવા દો આટલું બધું ના કરાય ઓછું કરો આવું રોકે તો એના જેવું અંતરાય કર્મ છે આ બધા કર્મની પ્રકૃતિ થઈ પછી સ્થિતિ એટલે ટાઈમ લિમિટ મોહનીયની ટાઈમ લિમિટ સિત્તેર કરોડા કરોડ સાગરો પણ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય વેદનીય અને અંતરાય એની સ્થિતિ ત્રીસ કરોડા કોળી સાગરો પણ નામ અને ગોત્રની વીસ કરોડા કરોડ સાગરો પણ આયુષ્ય કર્મની તેત્રીસ સાગરો પણ આ ટાઈમ લિમિટ થઈ દરેક કર્મની એમ રસ પાવર તો એક ઠાણીઓ બે ઠાણીઓ ત્રણ ઠાણીઓ ચાર ઠાણીઓ આને પાવર કહેવાય જેમ લીમડાનો રસ ને શેરડીનો રસ લીમડાનો રસ કડવો છે શેરડીનો રસ મીઠો છે સ્વાભાવિક લીમડાનો રસ હોય કે એનો હોય એના જેવો એક ઠાણીનો રસ પછી તમે એને અડધો ઉકાળી નાખો તો શું થશે પાણી બળી જશે અને મીઠાશને કડવાશ વધી જશે તો અડધો ત્રણ શેરમાંથી અડધો ઉકાળ્યો તો દોઢ શેર રસ રહ્યો પણ મીઠાશને કડવાશ વધી એના જેવો બે ઠાણીનો રસ જે દોઢ શેર રસ રહ્યો એનો ત્રીજો ભાગ ઉકાળી નાખો એટલે એક શેર રસ વધે એના જેવો ત્રણ ટાણીઓ હવે ચોથો ભાગ ઉકાળી નાખો એટલે પોણો શેર રસ વધે એના જેવો ચાર ટાણીઓ આ કર્મનો પાવર કહેવાય કે એ કર્મનો પાવર છે અને દલિકોનો જથ્થો સૌથી વધારે ભાગ વેદનીય કર્મ લઈ જાય આઠ દીકરા છે પણ આઠમાં વેદનીય કર્મને સૌથી વધારે ભાગ મળે એની પ્રકૃતિ ઓછી ખાલી બે જ અને બંધાતી તો એક જ હોય એક વખતે તો એ ભાગ સૌથી વધારે એને મળે કારણ કે એ થોડું હોય તો આપણને કાંઈ અસર જ નથી થતી એનો વધારે વધારે જથ્થો હોય તો જ સુખ દુઃખનો અનુભવ થાય એના વિના ન થાય એટલે સૌથી વધારે એને મળે સૌથી ઓછું આયુષ્યને મળે કારણ કે જીવનમાં એક જ વખત બંધાય એટલે સૌથી ઓછું એને મળે એટલે જ્યારે પણ આ તો ભાગ ભાગ વેચવાના અહીં કને એકત્રીસમી માર્ચે કે પંદરમી એપ્રિલે ભાગ નથી વેચવાના આ જે ભાગ વેચવાના છે એ સમયે સમયે કર્મ બંધાતું જાય અને સમયે સમયે એનું વિભાગીકરણ કરવું જાય દરેક સમયે કયા કર્મને કેટલો ભાગ મળશે એ બધું દરેક સમયે નક્કી થતું જાય આઠ ભાગ વેચાય પછી જ્ઞાનાવરણીય કે ભાઈ મારા તો પાંચ દીકરા છે તો એના પાંચ દીકરા હોય તો એ એને નક્કી કર્યું છે કે મારે સર્વઘાતીને અનંતમાં ભાગ આપી દેવાનો કેવલ જ્ઞાનાવરણીય એકલામાં માની જાય અને બાકીના ચાર ભાગમાં ચાર ભાગ થાય જેટલું વધ્યું એટલું એટલે આવી રીતે કર્મ પ્રકૃતિના વિભાગો થાય એકસો ને અઠ્ઠાવન કર્મ પ્રકૃતિ છે અને બધી કર્મ પ્રકૃતિના વિભાગો પ્રતિ સમયે થયા કરે એની મેળે થયા કરે તો આ રીતે આખું આ બંધ તત્વ છે એટલે આપણે જીવ અજીવ પુણ્ય પાપને બંધ આટલી વાત કરી દીધી હવે આશ્રવ સંવર નિર્જરા અને મોક્ષ એની વાત આપણે આવતીકાલે કરશું પરમાત્માની આજ્ઞા બધું બોલાવી તો મિચ્છાનુભૂત કરવાનું શિવમસ્તુ સર્વજગત શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ મહાત્મના ભગવાન જય